દાદાને દાદાની જોડે તો મારું મશીન બે ટકા ચાલતું નથી એમ કે શાસ્ત્રનો અભ્યાસ બહુ છે અને રિવોલ્યુશન ઉપયોગ રિવોલ્યુશન્સ જે દાદાએ વાત કરી છે ને આપણને બધા એને તમને બધાને ખ્યાલ નહીં હોય તો બુદ્ધિના રિવોલ્યુશન તમે આપતા વાળાને વાંચી જશે રિવોલ્યુશન્સની વાત જે છે ને એ રિવોલ્યુશન્સની વાત ઉપયોગની દ્રષ્ટિએ છે ઉપયોગ હવે ઉપયોગ શબ્દ બહુ મજાનો છે ઉપયોગ એટલે સેલ્ફ સેલ્ફ યુઝવાળો હોય એને યુઝ કરવો ના પડે શું લાગે આજનું વિજ્ઞાન સમજી શકે એટલે બુદ્ધિ બુદ્ધિશાળી સમજે નાખે સમજી ડેમ ના સમજી શકે સેલ્ફ યુઝવાળો હોય તો એને પોતે યુઝ ના કરવું પડે દીપકને જે કરવું પડે તમે મને આમ જોવું પડશે મને થોડું તમારે શું કરશે સાથે કે આમ બેઠા છો બેસે તું બેસે નીચે ક્યાં બેઠા આ તો બધા દાદાને આપણે એવા મળ્યા છે બધા બહુ રેર હોય રેર નહીં રેર હોય રેર રેર કહું છું વારો તરમ બે જાય તો ફટ દઈને બધા અને હવે તો બધામાં દાદા ભગવાનના ગુણો બધા એવા સરસ થવા લાગ્યા બહુ ખીલ્યા છે બધા એને આ બધા જુદા ના હોય પોતે લઈને તો અનુભવનું પ્રમાણ ઘણી ઘણી રીતે કેમ આપણને મળે ના જ મળે ને તો જ મજા આવે ને એટલે ઉપયોગ શબ્દ ઉપયોગ યોગ અને ઉપયોગ શું કહ્યું હા સમજ્યું ને ઉપયોગ મૂળ વસ્તુને લાગુ પડે છે જેનો સેલ્ફ યુઝનો સ્વભાવ છે સેલ્ફ યુઝેબલ ના કહીએ પણ યુઝેબલ કહી શકો કઈ રીતે કારણ કે એક્ટિવ છે સેલ્ફ એક્ટિવ છે શું કહ્યું સાહસી છે તો આપણે એવું જ કંઈથી બનાવે આ લોકો આજના સાયન્ટિસ્ટો વિજ્ઞાનીઓ બનાવે એટલે માણસ બનાવે ને એની રીતે જ એવું પડી રહે આ જરૂર પડે આમ કહીને એની જાતે જ કામ કરે તો એવું મૂકે તો જ થાય નહીં તો ના થાય એનું મૂકવું જોઈએ અંદર મશીનરી ઇલેક્ટ્રોનિક એનું કંઈ રાખવું જોઈએ નહીં તો કરે જ ખરા બધા જો રોબો બનાવ્યો ને માણસ પરથી જ બને બીજા પરથી હે એટલે એટલે શરીર છે એટલે યોગ યોગ એટલે શરીર મન વચન કાયાનો યોગ હવે મન વચન કાયાનો યોગ એ પણ એવી રીતે સેલ્ફ યુઝવાળો ના હોત તો આપણે એને યુઝમાં લેવું પડે તું સેલ્ફ એક્ટિવ નથી તારા બેન બોલ મન વચન કયા સેલ્ફ એક્ટિવ છે કે નથી કે મને હે શું કહ્યું ચોક્કસ કેટલા ટકા પચાસ ટકા સેલ્ફ એક્ટિવ કેવી રીતે કહી શકું હાથ હલાવવા પડે છે ક્યાં કઈ એટલે હાલે છે કે લઈએ છે હે <laughs> એક એક મોલિક્યુલ બોડીનું એટલા માટે અક્રમ વિજ્ઞાન હવે વ્યવહારમાં લાવવાનું છે આપણે વ્યવહારમાં લાવવાનું છે પછી ઉપયોગની વાત કરીએ આપણે વ્યવહારમાં લાવવાનું છે ખ્યાલ વસંતભાઈ અને વ્યવહારમાં આપણે ધર્મ અને રિલિજન શબ્દ જ વાપરવાનો ને કોઈ ક્યાંય ના વાપરશો તમે એ બહુ કાળજી રાખજો આપણે જે સેન્ટરમાં અને અક્રમ વિજ્ઞાન તો આપણે મહાત્માઓ માટે છે એટલે એ બહુ એટલું નહીં રહેવું પણ એની જગ્યાએ વિતરાક શબ્દ જ મૂકવાનો હોય અને વિતરાક શબ્દને એક્સપ્લેન કરવો પડે તમારે વિતરાક જ્ઞાન વિતરાક એટલે શું કે હ્યુમન બોડી સાન્સ duality dual duality though body is dual by activity but the one living in the body is sense duality. What duality? The basic two dualities attractions and aversions. Basic. And they have got more vast armies. Each captain's commanders නෙදරක යන පස බෝ ජවරස් බොහොමට ආර්මිච්ච ප්‍ර. હા તું કઈથી તને ખબર પડી ગમે આને આવ્યા કઈથી ખબર પડી ગઈ બહુ સુંદર છોકરાઓ છે બે સિન્સિયરિટી ઓનેસ્ટી બહુ છે લોકો કેસી પટેલનો એટલે સેલ્ફ યુઝ વસ્તુ સમજવા જેવી છે મેટર પણ સેલ્ફ યુઝવાળી જ છે પણ કઈ મેટર તો કે આ લાઈવ મેટર મેટર લાઈવને કહેવાય છે લાઈવને અને આખું યુનિવર્સ જુઓ આખું વર્લ્ડ જુઓ બધું જુઓ આસપાસ બધું જ લાઈવ મેટરથી ભર્યું પડ્યું છે શું કહ્યું લાઈવ મેટર હવે લાઈવ મેટર કયું તો એમાં બે ભાગ પડી ગયા પાછા આખા યુનિવર્સમાં અને બધે જ આવી ગયું પણ વર્લ્ડની વાત વિશેષ કરવી પણ યુનિવર્સ તો બરાબર છે એટલે લાઈવ મેટર એટલે યુનિવર્સમાં આ લાઈવ મેટરના બે ભાગમાં એક ભાગ એવો છે કે જેને નામ પડે છે નામ એને આઈડેન્ટિફિકેશન માટેનું નામ પડી જાય છે from the first initial living aspect entity to the highest developed all active entities and out of them this human living entity is the prime entity in all the living forms સમજો અને એ નામ પડ્યું ને એટલું જ છે તો એની આજુબાજુ નથી ના એમનું નામ પડે એવું બધું સ્થિતિમાં આવ્યા નથી એટલું એટલે લાઈવ મેટર કહીએ તમને જેને નિગોદ શબ્દ વાપરે છે ને આપણે બધા નિગોદ એ નિગોદ એ નામ નામ નથી પડ્યું એને એટલે એને અવ્યવહાર રાશિ કહે છે શું કહ્યું અને નામ પડે એટલે વ્યવહાર રાશિ એમાં આવ્યું ઝીણામ ઝીણું જીવન હોય આજે આ સાયન્સે આજે ગયું છે એમાં જુઓલોજીમાં એમાં બધા ગયા જ છે ને સમજાયું ને જીઓલોજી જુઓલોજી બધા લાઈવ મેટરના સાયન્સીસ છે સાહેબ એસ્ટ્રોલોજીના બધા લાઈવ મેટરના સાયન્સો છે શું કહ્યું ના સમજાયું લોજી શબ્દ બધો લાઈવ મેટરના સાયન્સો હં અને સોફી શબ્દ આવે ને એ બેજાના બધા છે પણ બીજાને એટલે ડેવલપ થયેલા હા થિંકિંગ પાવર એ લોકોને બહુ હાઈ ગયેલો હોય છે <laughs> સોફી ના સમજ્યું અને જર્મનમાં લગભગ એસી નેવું વર્ષ પર હતો પેલો મગનભાઈ આ પેલા સુનિલની છોકરીઓ ભણવા જતી તે સ્કૂલ કઈ ગઈ એક ટાઈપ ભણાતું હતું ને એક એ સ્ટાઇલ છે એક જાતની એ તો કે તમને ખબર છે એન્થ્રોપોસોફી શબ્દ જુદો પણ એનું શોધનાર એ શોધનાર છે કોઈ સ્ટેનર કેવું નામ છે કે એનું અટક સ્ટેનર જર્મન છે એને તો એને સોફીને માણસ જોડે લગ્ન કરાયું શું કહ્યું સોફી એટલે ઉત્તમ બધી વિચારશ્રેણી બધી બહુ અને એન્થ્રો એટલે અડકાનું બલેનું જીવ એન્થ્રો એન્થ્રોપોલોજી ઉપરથી એન્થ્રોસો શું એ કહ્યું છે એન્થ્રોપોસોફી કર્યું એને લોજિકારી સોફી મૂક્યું દીવ સમજા એસે લખજો બધો હે રુડોલ્ફ સ્ટેલર એવું ને કે રુડોલ્ફ ઓગણીસો અઠ્યાવીસમાં પચીસમાં એને આવું બધું કર્યું પણ અઠ્યાવીસમાં he came out first to let the humankind benefit by educating the children for children by nursing them in this manner, a very practical manner. એમને આવું એકેડેમિકલી બધું નહીં કરાવવાનું કહીશ પ્રેક્ટિકલ એ પહેલાં જતા હતા ને સ્કૂલ એ લોકો પછી ધીમે ધીમે એ વેસ્ટર્ન વર્લ્ડમાં બધું પ્રસરવા લાગ્યું પણ અત્યારે સારું એવું પ્રસ્યું છે હજુ ઇન્ડિયામાં નથી આવ્યું ઇન્ડિયામાં તો આપણી મોન્ટેસરી પદ્ધતિ જ છે બધી ખ્યાલ આવે ને બધી કસાય એમની મોન્ટેસરી જ છે ગુરુજીનો તો આપણામાં મોન્ટેસરીમાં છે ને પેલી લિંગા છોકરી હિન્દા છે કહું છું ને એ એના પપ્પાથી બહુ શીખેલી છે બહુ શીખેલી છે અને પેલા મધુબેન ત્રિવેદી આપણા ખરા ને એ તો એમાં બહુ જ ગજબના હતા પણ હવે એની ઉંમર થઈ પણ જો ને હજુ કેટલે ફરફર કરે છે <laughs> આપણી બાજુમાં જ રહે છે તો ત્રિવેદી ફેમિલી તમારું ખાસ અને તમારું બધાનું ફેમિલી ઘરના આ બે જૂનામાં જૂના શું અમારા બધા ચંચબા એના બધા બહેનો બધા એને કહું એટલે આ વાત બહુ સમજવા જેવી છે કે માણસને લગતા સાયન્સો જે છે ને એ બધા જ્યાં સુધી ઓરિજિનલ સાયન્સ હોય નહીં ત્યાં સુધી આ સાયન્સો ઉદ્ભવે નહીં શું કહ્યું ઓરિજિનલ સાયન્સ હોવું જોઈએ જે પરપેચ્યુઅલ નેચરનું હોય તો કેવું પરપેચ્યુઅલ નેચર તો કે સેલ્ફ યુઝવાળું સેલ્ફ યુઝ એટલે શું કે એને યુઝ એને યુઝમાં આવવાની જરૂર નથી યુઝ કરવાની જરૂર નથી એ યુઝ એનો ઓટોમેટિકલી થાય છે અને બધાને લાભ આપે છે સેન્ડરવુડ છે ઝાડ કપાય છે એને કટ થાય છે તો પણ એને દુઃખ નહીં થતું હોય પણ એ વ્યક્ત નથી કરી શકતું એટલું જ એ થાય છે રસ છે બધું ઝીણું ઝીણું આ અને કુવાળી આવે છે તે કુવાળી જુએ આમ તો ત્યાંથી જેની સુવાસ તો નીકળે જ ને તો કુવાળીની ધારે સુવાસવાળી થઈ જાય છે આ નોન વાયોલન્સનો પ્રિન્સિપલ છે અહીંયા આપ સમજ્યા એટલે આપણે વાયોલન્સ ઉપર એટલી બધી મહેનત કરીને પ્રદીપ સાહેબે કર્યું છે અમે અને બધા વડીલોએ જોયું છે પાસ કરીને નીકળ્યું છે આપતા પુત્ર બધાએ છે એ તમે જોયું હશે હું તારું છું વન્ડરફુલ થયું સાહેબ તમે વાંચ્યું ખરું ને હરીશ તમે વાંચો પ્લીઝ હા જ્યોતિ તમે બંને જણા હમ અને આપણા દીકરાને આપજો ને બધું કરજો બસ હમ એ વાયોલન્સ અને આપતાવાણી એક બહુ બે પાયાની છે આપતાવાણી એક કુદરતી રીતે એવું નીકળી ગયું છે તે દાદાએ જે મેટર નીકળે નીરુબેન આપતી હતી અને આપણા પેલા યોગેશને બધા ભેગા થઈને અને એમના ફૂલસ્કેપ પેપર હાથે લખીને આપે અને કે આપ કનુભાઈને આપો એટલે જોવાની એ બધું જોઈ લઈએ પછી દાદા બરાબર છે બધું એટલે પછી અમારે પેલું હેડિંગ આ તે બધું બધું થઈ જાય બધું દાદા પણ નજર ફેરવી લે આ પહેલી ફિલ્ટર થયેલી છે એક બુક અને બીજી થઈ તે લગભગ દોઢસો પાના થયા પછી કનુભાઈ વ્યવહારમાં બધા કામમાં નામાં એટલે પછી ચાલો બધી જ ચાલી નવ નીકળી સડસડાટ કરતી હાજરીમાં જ હમ એટલે એમની બધા એવું લાગે ને અમીન સાહેબને બહુ કહે છે કાલે કોણ આવ્યું અમીન સાહેબનું મને મળવા અમીન આપણે બરોડામાં કાલે હું નીકળતા એ કહે છે કે દાદા ત્રેસઠ સલાકા પુરુષ શું કહ્યું અને અત્યારે આ દાદાનું બધું છૂટ્યા કરે છે ને અંદરથી એ ત્રેસઠ સળકા પુરુષનું બધું રહસ્ય આવી જાય એવું છે એમાં કે છે એટલે મારી ઈચ્છા છે કે આ અનુભવ સૂત્ર ત્રેસઠ નીકળે મેં કોઈ આ પંચ્યાસી થયા ત્રેસઠ કાઢવા છે એમને એવી હા હજુ તો ત્રીસ બત્રીસ ઉપર આવ્યું છે હમ હજુ અડધું નથી થયું હે હા એ તો બરોબર છે પણ દાદા હતા ને શરૂઆતમાં મહાત્મા ઓછા તે એમને જોયું કે આ લોકોને જોઈએ આ કેટલી મહેનત કરાવ્યા છે મોક્ષે જ જવું છે તે મોક્ષે મહેનત વગરનો મોક્ષ ખરો એમાં ના નહીં પણ દાદાને મહેનત કરીને તૈયાર થઈને આવેલા પણ જે મહેનત જ નથી કરી એમને તો કંઈ કહેવું પડશે કે આ થોડું કરો બહુ બહુ નહીં કરાવો તમને આટલું તમારે મહેલ બનાવો છે ને તે ચલો પાયા ખોદો હું બતાવું તમને લાઈન આઉટ આપો ખોલો જાઓ ખોદવા ગયા અડધું ખોદવી નાખ્યું તો મૂકીને અરે બાપરે આ તો બહુ ભારું છે આ ના જોયા મોક્ષ કે ભાગી ગયા કેટલા પ્રયોગ કર્યા હતા બધા શરૂઆતમાં વાત સમજાય છે તે પછી જોયું અરે આ શું છે એમાંથી એક જણ તો થોડોક ચક્કર થઈ ગયો હતો શુદ્ધાત્મા શબ્દ સાંભળ્યો પછી હું શુદ્ધા શુદ્ધા તે લગભગ એ આપણું બ્રાહ્મણ હતો પાછું બ્રાહ્મણ કે જૈન વાણિયા હતા હમ દાદા ભગવાનનો ફોટો છે ને ચંદુભાઈ એમના મિત્ર હતા ને પેલા ચંદુભાઈ શાહ એની જોડેની વાત કરું છું એનો સગ્ગો હતો એ એમાં અમન ચંદ્રક અમે શરૂ શરૂમાં હતા ને ત્યાંની વાત કરું છું એટલે પછી એને જરાક દાદા એ બધું દવા કરી થોડી એટલે એક બાજુ પડ્યો માર્યો ગયો શું કહ્યું ડ્યુઅલ વર્લ્ડમાં કોઈ પણ વ્યક્તિ માણસ એક બાજુ કેવી રીતે પડી શકે તું સમજી શકે લ્યા એનો અર્થ શું હું કહું છું તે મતલબ શું પણ વર્લ્ડમાં તો કોઈ એવું કરે નહીં ને એ કયું સાહેબ શું કહો છો અમારો નિશ્ચિત કહી ગયો સારું અરે ગો ગોપાલભાઈ અસલ અમારા અમની દીકરી દાદાને એના એટલા બધા આશીર્વાદ બધા જાગૃતિ જાગૃતિ વસંતભાઈ આરતી કે જારતી કેવું કશું જયશ્રી જયશ્રી હતું જયશ્રી હતું કેટલા બધા એટલે મેં મીનાને કહ્યું હતું મને આ બધા દાદા ગામડે ગમે તે ખૂણે કહે પણ તું મને લઈ જજે બેન બધાને મળીએ આપણે ગજબનું થયું હતું પણ મેં જોયું કા અમને કે લઈ ગયા હતા તે પહેલાં પહેલું ત્યારે મેં પહેલી વખત જોઈએ એને ગજબની છોકરી અને તો મોક્ષ તમારે તો ઉપરની તમારી કાળજી રાખે છે હું કહું તમારી કાળજી રાખે છે પણ આ શરીર મળ્યું છે એટલે આપણા જીવનમાં અને બધા વ્યવહારોમાં શરીર હાજર નથી હોતું ત્યાર બંધ લાગે તો ખરું આવું લાગી જાય છે લાગી જાય છે એટલે આપણે છેલ્લી વાત શું ચાલતી હતી આ સાયન્સમાં ડ્યુઆલિટી વાળું જગત છે અને સેલ્ફ સેલ્ફ યુઝવાળું છે પાછું એટલે એ ઓન ઇટ્સ ઓન યુઝમાં આવે એવું જ છે એટલે God is not the creator of this world at all God has never created the world at all and world has never ever been without a creator શું કહ્યું દાદાનું સૂત્ર એટલે પરફેક્ટ બેલેન્સવાળું હોય એટલે તમને આ ડ્યુઆલિટી બધી ચોખ્ખી થઈ જાય એનું બધું અન્ડરસ્ટેન્ડિંગ એમ હતું ધીમે ધીમે થાય એકદમ તો ના થાય કોઈને પણ જેમ જેમ એનું એ બાજુનું એનું ચાલે એ બાજુનું રિવોલ્યુશન્સ એ પોઝિટિવ રિવોલ્યુશન થયા એવું પણ આપણે હેન્ડલો મારવા જતા ને ગાડી ચલાવવા તો ફટ થઈને આમ વામ ભાગે બંદૂક લગાવે મોટી પાવરફુલ આમ લગાવે તેને જોવું જોઈએ હા નહીં તો આમ રાખે ને આફટ વાગે એને ડ્યુઆલિટી તરુ બેન મજાનું કેવું દાદાએ સહેલામ સહેલું કરી દીધું અઘરામ અઘરી વસ્તુ આખા દુનિયાના ભલભલા મોટા યોગીઓ આચાર્ય કોઈ પણ કહો ઇઝીએસ્ટ તમે બહુ શાસ્ત્રો ભણ્યા છો છોડી દો કેટલા શાસ્ત્ર દિયમ કેટલા ભણ્યા છે એ બોલે કોઈ વખત મને આશ્ચર્ય કંઈક આનો અનુભવ કેટલો ડીપ છે એ તો બહુ જબરી જબરી છે એના લગ્ન થયા ત્યારે પેલો અરવિંદ નાનો રમતો રમતો છોકરો આ સૌથી મોટા ને ફેમિલીમાં હમ પાંચ વર્ષનો અને અમને પહેલાં લગ્ન થયા હતા એટલે બહેનો ખરા પહેલાં પણ આ ભાઈમાં તે લગ્ન થયા ને આવ્યા ને લગ્ન થઈને ઘેર તો આવે ને હવે આનો પેલો ભાઈ રમ્યા કરે પાંચ વર્ષનો જુએ કે આપણે ઘરમાં છે તો મહેમાન આવ્યું લાગે છે કોઈ <laughs> હા પછી આયા એક બે દાડા ત્રણ દાડા જોયો ને રહી પડ્યા અરે પછી કે શું કહ્યું એને <laughs> ચીટકી પડી કરી <laughs> બોલો એનો અનુભવ એટલે આ જગતમાં ઉપયોગ શબ્દ બહુ અગત્યનો છે શું કહ્યું ઉપયોગ ઉપયોગ ઉપયોગ શબ્દ તત્વને લાગુ પડે કોને તત્વ એને સમજવા માટે અતત્વ આપણને સમજણ પડવી જોઈએ અતત્વની શું કહ્યું અને આ રીતે આ નોન ડ્યુઅલ આવું બે ડ્યુઅલ સાથે છે શું કહ્યું હા કારણ કે સેલ્ફ યુઝવાળું છે સેલ્ફ એક્ટિવ છે તો કયું અતત્વ શું તો કે મેટર શું કહ્યું મેટર એટલે શું તો કે લાઈવ લિવિંગ લાઈવ મેટર એને જ મેટર કહી શકો તો you cannot call anything else અને જો આજનું સાયન્સ જાય છે તે જુઓ તમે નથિંગ રોંગ એને ખોટું કહ્યું જ નથી પણ એ ભૌતિક એટલે આઉટસાઇડનું સાયન્સ છે એ તો એટલે દાદા દાદા ભગવાનને પ્રશ્ન કરવામાં આવ્યો બધા પ્રોફેસરો બધા હતા અમીન સાહેબની નિશ્રામ એમને ભેગા કર્યા હતા ભાદરણમાં ત્યારે આ બધા પ્રશ્નોત્તરી થઈ હતી એનું એક અક્રમ વિજ્ઞાનમાં આવી ગયું છે તો બધું આખું તમે આ બધા અમુક અમુક અંકો તેવા એવા ફર્સ્ટ છે તમારે ખોરી કાઢવા જોઈએ ત્યારે બહુ આપણું ખીલશે બધું બહુ ફાઇન સમજ્યું એ તો ટ્રેઝર હાઉસ છે મોટું જેમની પાસે છે એ તો બધા બેન્ડિંગ કરી મૂકી રાખે સરસ એટલે આ નોન ડ્યુઅલ ડ્યુઅલ નોન ડ્યુઅલિટીવાળું ડ્યુઅલ એ અતવ અતત્વ અને તત્વ છે અતત્વ એ મેટર છે લાઈ મેટર તત્વ એ ઓરિજિનલ તત્વ છે કે ઓરિજિનલ તત્વ છે માટે સેકન્ડરી તત્વ જેવું લાગતું અતત્વ હોય હોવું જ ઘટે લાગતું તત્વ ના હોય પણ તત્વનું બધું લક્ષણ હોય એમાં એટલે લાઈવ મેટર કહ્યું લાઈવ મેટર કહ્યું અને આખા વિશ્વમાં આ કોયડો બહુ ગહન છે દીપંકર ગહન કરો કે નહીં શું શું હોવાનું ઓરિજિનલ પરપેચ્યુઅલ તત્વ છે એટલે અને આ subject to changes transitory moving બધું મૂવિંગ બધું જ પરંતુ એ ઓન ઇટ્સ ઓન મૂવ નથી કરી શકતું એ સેલ્ફ વાળું છે ચોક્કસ પણ ઓન ઇટ્સ મૂન તે સેલ્ફ વાળું કેવી રીતે તત્વ તો કે હાલે ચાલે જોઈએ છે ને બધું નથી જોતા આપણે હવે એ આવું હરવું ચાલુ એના પર એની પોતાની સત્તા હોત તો તો એને મોક્ષ જ હોત મોક્ષ જેવું કશું ના હોત એ તો પરપેચ્યુઅલ થઈ જાત તો એને એ થવા માટે phase to phases to phases અવસ્થાથી અવસ્થાથી એ બધા એના માટે બીજા તત્વો છે એ તત્વો એમાં આ કાળ તત્વ બહુ મોટું છે કાળ તત્વ એટલે જે કોઈ અતત્વને એના સેલ્ફ યુઝથી ટ્રાન્ઝિટરી સ્ટેટોમાં મૂવિંગ સ્ટેબિલ સ્ટેબલ સમજાયું એકોમોડેટેડ ટાઈપ એવું ના હોઈ શકે એટલે અને અને ચેન્જિંગ ના હોય એટલે કાર તત્વ એટલું મુખ્ય નથી બીજા છે નહીં તો પછી એ પોતાનું કે હું છું મારા છે તમે એટલે આ લોકો વર્લ્ડમાં કહે છે ને સર્વસંમત કાળ છે કાર છે પછી બધાને હાથ ઊંચા પડી જતા આવું જ કહી દે છે વટે સમજાય છે એવું જાણીએ છીએ ને આપણે તો કાળ તત્વ છે પરંતુ કાળ તત્વ ક્યારે તત્વ જે છે મેટર છે લાઈવ મેટર મેટર તે કંઈ પોતાની પોતાની જગાએ રહે એક આ મેઇન તત્વ છે એ જ પોતે પોતાને સિદ્ધ રહી શકે એમ છે બીજું કોઈ તત્વ નથી રહી શક્યું તો પણ આ વર્લ્ડમાં એ કેવી રીતે રહે આ તો બધા જોડે છે તો કના એમનું હોય જ સ્થાન એટલે પાછું કહ્યું એ વર્લ્ડમાં નથી યુનિવર્સમાં નથી જસ્ટ એબો ધ યુનિવર્સ એટલે સિદ્ધ લોક કહ્યો શું કહ્યું હા એ તો ઓનિસ્ટ ઓન છે અહીં ઓનિસ્ટ ઓન કેવું છે કે અતત્વ જોડે છે અતત્વ એનું બધું કામ થઈ જાય પૂરું થઈ જાય એટલે પરત થઈ ગયું છેલ્લું એ લાસ્ટ બોડી અને લાસ્ટ બોડી એનું ફોર્મેશન ધીમે ધીમે હોવું જ ઘટે નહીં તો ના થાય એ અક્રમ વિજ્ઞાન આજે એનું આ વિજ્ઞાન આપ્યું છે તો આજે બધાને આપણે human life human living human એનું સાયન્સ આપવામાં આવે તો જ કામ સારું થાય એનું સાયન્સ ન કરાય બીજા તત્વો તો બહુ ના સમજી શકે પરંતુ એને લાઈફ એને હ્યુમન લાઈફ એ human life itself is a science because basically very human is a science in this world relative world I say and આ રિલેટિવ વર્લ્ડમાંથી જ બધાને જુએ છે ને કે અંદરથી હું કેવી રીતે હરખો રસી જીવી શકું મારે હરખા જીવવું છે એ તો મારું પોતાનું છે મારે જીવવું જ છે પણ બહારથી બધું જોઉં છું જ નથી જીવવા દેતું મને એવું કેમ થાય છે ખરું નહીં આજે લક્ષ્મીનો વ્યવહાર છે બધો આપણે જાણીએ છીએ બધે જેમ સમય બદલાય યુગો બદલાય તેમ જુદા જુદા મીડિયમો આવે પણ છે તો ખરું જ ફોર બાટર સિસ્ટમ એટલે ગીવ ગીવ એક ગીવ ટેકમાં નથી ગીવ ટેકમાં મહેર ભગવાનના વખતમાં શ્રીમંતાઈ કાયો જે કેટલી ગાયો હતી એના પર હતું શું કહ્યું જેમ વધારે ગાયો હોય એમ એને પૂછવાની શક્તિ કેપેસિટી હોવી જોઈએ કે નહીં આવું બોલો ઓછામાં ઓછું આનંદ આનંદ શ્રાવક હતા એટલે શ્રીમંત હતા અને ભગવાનના અનન્ય ભક્ત બહાર ભગવાનના આનંદ શ્રાવક દસ હજાર ગાયોના હતા એ ઓછામાં ઓછું જૂથ એવું કહેવાતું અને બાબત કોઈ મોટા હોય વીસ ચાલીસ મોટા મોટા હોય આવું આવું જ ધ્યાન હતું મહાવીર ભગવાનનું અને આમ ગાયોનું મહત્વ આવ્યું ક્યાંથી તો કહ્યું કૃષ્ણ ભગવાને ખાસ એમને ઇન્ટ્રોડ્યુસ કર્યું ગાયોનું મહત્વ આજે જે આપણે ગણપતિની પૂજા બધે બહુ પ્રસરેલી જોઈએ છીએ આપણે તમે જાણો છો ને ગણપતિમાં નવ દિવસ ઉજવાય છે હં અને છેલ્લે અનંત ચતુર્થી તે મહારાષ્ટ્રમાં તિલક સાહેબે ઇન્ટ્રોડ્યુસ કર્યું ગંગાધર તિલક એમને જોયું કે આ બધા બહુ આપણે ઓર્થોડોક્સીને આમાં બધા આમાં અંધશ્રદ્ધામાં આમાં બહુ બધા એ કરે છે તો એના માટે આ ઇન્ટ્રોડ્યુસ કર્યું ગણપતિ ગણપતિ એટલે શિવજીનો માનસ પુત્ર જેવી રીતે આપણા શિવજી દાદા ભગવાન છે ને એમના માનસ પુત્રો આ લોકો એટલે કે હેવી કે લાઇટ ઇટ ઇઝ લાઇટેસ્ટ જો રિસ્પોન્સિબિલિટી શું છે સમજે તો ના સમજે તો પછી હેવી જ છે બોલે હું તો ફરજ જવાબદાર છું ને ભાઈ તો બે ભારે થયો પણ તું તું જવાબદારી લઈને જ આવ્યો છે તું બોલો શું કરવા અહીંયા આવો નજીક આવો નજીક આવો અહીંયા આવો ગોપાલભાઈ તમે પુણ્ય છો બહુ અમારે ડાયા મળ્યા છે તે આની પર બેસી જાઓ ખુરશી પર બેસી જાઓ ખુરશી પર કેટલા વર્ષ થયા અરે વાગે છે <laughs> તમારે એસી ઉપર એસી એટલે આવું વાત છે સાયન્સની હમ કઈ હું દેતી રેકોર્ડ ક્યાં સુધી વાગી હતી એને લિંક મેળવી દઈએ ને ગણપતિ તિલક સાહેબે ઉમેર્યું હવે ગણપતિ શું છે એ બુદ્ધિના દેવ છે શું કહ્યું કઈ બુદ્ધિ તો કે સમ્યક બુદ્ધિ બહુ સમજો સમ્યક બુદ્ધિ એટલે તીર્થંકર ભગવંતોના જે ડિરેક્ટ લિંકમાં હોય કે તીર્થંકરની હાજરીમાં એમને જન્મ ના આપ્યો હોય છતાં પેલા શોધતા શોધતા પોતાના પપ્પાને મમ્માને તો આ એમ ની પાહે બચ્ચું છે તો પપ્પા પપ્પા મમ્મા ને પહેલું હોતે પપ્પા નું પછી વારો આવે એટલે આપણે માતા પિતા કહીએ છે ખરું ને સાહેબ પિતા માતા કોઈ હામર્યું મમ્મા ની કિંમત છે ને પણ મમ્મા ની કિંમત સમજે તો કામ લાગે ને તો તો પપ્પા ર બિચારા રહે ગયા લાભમાં વાત જ સીધી છે ને આ તો પણ દાદાએ આ બધું અઘરું જે સમાજમાં ચાલે છે મોટા વિચારકોના અને થિયોસોફરો બધા ઘણું બધી રીતે એમાં આ સહેલાઈ કરવા જેવી છે અને એમાં ભરવાડો કામ લાગે આપણને શું કહ્યું એક કંઈક ભરવાડ ઉપર પાંચ પાંચસો કોઈને હજાર હોય કોઈને બે હજાર હોય કોઈને ક્યાંક આટલા છે કેટલા બધા હોય એના એક અવાજ ઉપર બધા પાછળ ચાલ્યા જાય બધા પેલાને અમે અમે કશું જાણીએ નહીં એટલા બધા ડેડિકેટેડ હોય છે એટલા એને અર્પણ કહે <laughs> <laughs> છે સમર્પણ ભૂલે છું કે ભરવાડ જોઈને આમ જાય હું કહેતો અને ભરવાડે જેવું પડે ને તો કે હા અમારો ગુરુજી પડી ગયો પાછળ જ પડી જાય <laughs> તારા બેન આપણે જાણીએ છીએ ને આ તો હા એટલે તો ફ્લોક શબ્દ વાપરે એફ એલ ઓ સી કે હા હ્યુમન બિંગ માટે ફ્લોક શબ્દ ના કહી શકીએ આપણે હા એટલે એવા લોકો હોય તો પેલો સાબો સાદો માણસ સમજે ને તો સાહેબ તમારી મોટી મોટી વાતો સમજાતી નથી મને મને સમજણ પડે એવું કહો કંઈક તો પછી એ મૂકી શકે છે નામ કાંઈ નહીં પણ બધાને ના પહોંચે કારણ કે આટલી મોટી વસ્તી માણસોની કે બધાને એ દરેકને નાનું બચ્ચું જન્મે છે અને મોટું મોટું થતું ઉપર આવે છે કોલેજમાં ભણે છે તો પહેલાં ગુજરાતી આપણે ત્યાં ગુજરાતી ચોપડી ભણતા પહેલાં અને પછી ઇંગ્લિશમાં જતા મિનિમમ ચાર ચોપડી ભણવી જ પડે અને કોઈ બહુ હોશિયાર હોય તો સાત ચોપડી ભણીને પછી પહેલાં સ્ટાન્ડર્ડમાં જતો હતો કરું ભાઈ ચાર ચોપડી ભણેલા પાંચમા નંબરની સ્કૂલમાં વડોદરા ભૂતળી ઝાંપા એવી એ અને રાવપુરામાં આવે છે ને પહેલા નંબરની સ્કૂલ વચમાં છે ને કંઈ ગાયકવાડ મહારાજા બહુ ગજબના હતા એની ફોર વિઝન એટલી બધી ગજબની હતી કે એજ્યુકેશન ટેકનોલોજીકલી આર્ટ્સ બધી જ રીતે અને હુનર હુનર બહુ કહેવાય એટલે કલાભુવન ઓલ્ડેસ્ટ ઇન્સ્ટિટ્યુશન હા સિંધ પહેલ અને કલાભુવન સિંધ તો કોલેજ હતી જ એન્જિનિયરિંગની પરંતુ કલાભુવન પણ એ તે વખતે ડિપ્લોમા એટલે એન્જિ ડિગ્રીને બાજુ મૂકાયું હતું માણસો આ ભૈરકાકા હતા એ ભણેલા એ સિંધ મક્કર સક્કરબેરે જે એમનું બધું કન્સેપ્ટ બધું જ એમનું એમનું કેરિયર ત્યાંથી થઈ બધી એટલે ગણપતિજી એ સમ્યક બુદ્ધિના દેવતા એક દેવતા એટલે આપણે જનરલી બધામાં આ દેવદેવીઓને પૂજીએ છીએ એવું સમજીએ છીએ પણ ના એ લાઈવ હ્યુમન બિઈંગ્સ હોય છે લાઈવ હ્યુમન બિઈંગ્સ પણ એ લોકોને આમ દેવતાના સ્વરૂપમાં એમને એલિફન્ટ ગોડ કહે છે એ લોકો એને વેસ્ટર્ન વર્લ્ડ બધું વેસ્ટર્ન આપણી ભારતની બહારના લોકો એમ સમજો એમાં ખાસ કરીને વેસ્ટર્ન વર્લ્ડ વધારે અંબા માતાને કહે ટિગ્રેસ લાયન લેડી અરે ટાઈગર લેડી એવું અત્યારે છે હકીકત જુઓ અને કઈ છે હ્યુમન ફોર્મની છે આ બધી છે હ્યુમન ફોર્મના ડેવલપ ફોર્મ છે એ તો પોઝિટિવ ડેવલપવાળા એ લોકો છે એવા છે બધા બંને મેલ ફિમેલ બંને છે એક એક બોડીમાં હોય ગુણધર્મ કરીને એક જ બોડીમાં હોય માનો કે માતા છે તો એમનું એક એ સ્ત્રી પૂતગલનું બહુ જ નેચરલ સ્વરૂપ છે આમ તો સ્ત્રી પૂતગલ જ એવું છે કે કુદરતની સ્કીમમાં એને સ્ત્રી તરીકે બોર્ન થાય છે એની સાથે જ એને આ નેચરાલિટી એટલે કે સાહજિક સહજ શબ્દ સાહજિક રીતે એના જીવન જીવી જવાનું એનામાં ઇનબિલ્ટ હોય છે આખું અને એ હોત નહીં ને તો સ્ત્રી તરીકે આ વિશ્વમાં જીવવું બહુ આકરું છે તમને કહી દઉં એ તો બધા જાણે આ તો વેસ્ટર્નના સો કોલ્ડ સુધરેલા જમાજમાં છું સમાજમાં સમજો બધા જ સમાજ તમે જોઈ લો આજે કહે છે ડેવલપમેન્ટવાળું આટલું સાયન્સ વાળું કહીએ છીએ આજે શું હાલત છે તમે જો નથી જોતા હમ કેટલું આજે એની વિકૃતિ કેટલી થઈ છે બધી આ જોવાની જરૂર છે એટલે અંબા એ પોઝિટિવ કર્મોવાળી નેચરલ તો ઇનબિલ્ટ શરીર છે જ પણ એનું એ શરીર જ પોતે એનું જીવન જ એવું થઈ ગયું આખું હવે એવું જીવન થવું તો પછી એવું હોય તો માણસો કેમ ના થઈ બહેનો કેમ ના થઈ શકે ભાઈઓ કેમ ના થઈ શકે ખ્યાલ આવ્યો એમાં આ વિજ્ઞાન આપણે સમજ આપવાની થઈ શકે છે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ મળવી જોઈએ એને શું કહ્યું રાઈટ એટલે રોંગનું ઓપોઝિટ નહીં રાઈટ એટલે હેપીનેસ વાળું લિવિંગ હેપીનેસવાળું લિવિંગ એટલે હેપીનેસ એટલે શું તો કે હેપીનેસ એટલે ફ્રોમ આઉટસાઇડ કોઈ રીતે આવે એવું રીતે નહીં એ આપણા હ્યુમન લિવિંગ એક્સપિરિયન્સથી અંદરથી આપણને સ્પ્રાઉટ થાય શું કહ્યું ફાઉન્ટન જેમ સ્પ્રાઉટ થાય છે એમ અંદરથી થાય એટલે understanding is only aspect of a human body living એ સ્પ્રાઉટિંગ આસ્પેક્ટ છે હવે અન્ડરસ્ટેન્ડિંગ કેવું છે જેવા બોડીના ગુણ હોય એ પ્રમાણે હોય તો તો તકલીફ થઈ જાય છે પણ એને એના ગુણોમાંથી નીકળીને નોર્મલ થઈ જવું જોઈએ અને સમ્યક બુદ્ધિ તત્વ એવું છે કે લિવિંગ હ્યુમન બિઈંગને એના ઓલ રિલેટિવ લિવિંગમાં બધામાં એને બેલેન્સ રાખે એટલે આના માટે કૃષ્ણ ભગવાને અર્જુનને જ્યારે બેલેન્સમાં નહોતો આટલો બધો ભગવાનનો નજીકને બધું હતું એટલે સ્થિત પ્રજ્ઞ શબ્દ પ્રયોગ થયો છે કૃષ્ણ ભગવાને તો અર્જુનને વોર એ સિચ્યુએશનમાં એને કહ્યું આ બધું થઈ ગયું છે તે ટૂંકામાં પણ પછી આવ્યું એમને જો ડિકટેક કર્યું નથી એમને લખ્યું નથી કશું કર્યું તો જ્ઞાની પુરુષની આ મજા છે તો બેન સમજી પરંતુ લોકોને તો જોઈશે જ કારણ કે હાથમાં આવશે ને વાંચશે ને કંઈક વિચાર કરતો થશે ના થાય આ વાત છે એટલે આજે આટલું બધું સાયન્સ બધું છે ને બધું છે પ્રિન્ટિંગ બુડિયા ને ઈને ફી ને બધું બુક કરે છે પરંતુ પ્રિન્ટેડ બુક હાથમાં આવે છે ને તેનો ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય છે અને પેલામાં મશીનમાં તો જેને ફાવે તો જે લેંગ્વેજને એનું કામ નથી અને તો જોશો તો બહુ ઉડતા હેરાન થઈ જશો તમે આ માથું બગડશે તમને નથી લાગતું એવું અને એ પોતે આપણને એડિક્ટ નથી કરી શકતું પણ આપણે એડિક્ટેડ થઈ શકીએ છીએ જે છોકરાઓ યંગેસ્ટ આપતી જુઓ તમે એડિક્ટેડ થઈ શકીએ થઈ શકે એડિક્ટેડ થઈ શકીએ આપણે ના ના ના એનામાં એવો ગુણ જ નથી એડિક્ટ કરવાનો માણસનું બનાવ્યું છે તોય પણ પણ આજે એને easiness ease of doing business કહે છે ને ભારતમાં ત્યાં બોલે છે ઇઝ ઓફ લિવિંગ કરી નાખ્યું છે એવું નહીં એટલે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની જગ્યાએ ઇઝ ઓફ ડુઈંગ લિવિંગ કરી સમજાવવા લિવિંગ કારણ કે living living aspect of human body is nothing but a business શું કહ્યું ના અમને રેકોર્ડ કર્યું છે અમને બધું બધું કરે છે એટલે પછી તમારે સીડી આપ મંગાવી લેજો ને તમે અને તમારા રિસર્ચ સેન્ટરમાં એનું સ્ક્રિપ્ટ કઢાવી લેજો કરે છે ત્યાં છે તમારા સ્ટાફમાં હતા હમ સ્ટાફની એટલા માટે જરૂર કે આવું બધું કરવાનું અને બધા નિમિત્તો છે ને દરેક નિમિત્ત પાસે કંઈ ને કંઈ કંઈ પડ્યું જ છે એ આપણે બહાર લાવવાનું છે પોઝિટિવિટી બહાર લાવવાની છે આપણે જોઈએ કે આજે દેખાતી ઓછી છે પણ એને લાવીએ તો ખીલે જ બધા સમજાયું ને આ વિજ્ઞાન આવું ના નેચરાલિટી એકદમ તો ના આવે પણ એને સમજ પડતી જતી જાય ને સમજો આપવાની છે બીજું કશું નથી અન્ડરસ્ટેન્ડિંગ એટલે કઈ રેકોર્ડ ક્યાં અટકી હતી ease of living ease of doing doing business is something અને ઇઝ ઓફ લિવિંગ તેમાં ડુઈંગ નીકળી ગયું પણ લીવ થઈએ છીએ તે ડુઈંગથી જ થઈએ છીએ ને આપણે ના પણ હેપીનેસ જોઈતી હોય તો અન્ડરસ્ટેન્ડિંગથી લીવ થાય છે એટલે સેલ્ફ એક્ટિવ છે કહ્યું ને મેં સેલ્ફ યુઝવાળું નહીં સર સમજાય ને ખ્યાલ આવ્યો તમને હેપીનેસ હેપીનેસ આસ્પેક્ટ એવો જ છે કે એ ઓપોઝિટવાળો અનહેપીનેસવાળો છે જરૂર વર્લ્ડ માટે કે નહીં સિમ્પલ એટલે પછી આ ક્લેશને કઢાપો આ કળિયુગમાં મોટા મોટી એ છે બ્લોક લાઈફમાં બધાને પોતાનું સુખ પોતાને આંતરનારું આપણે આજના જીવનમાં કળિયુગ છે ને આખો બધો ક્લેશ કલાપો પેલા આપણે આપણા આપતા પુત્રથી નાની પુસ્તિકા નીકળી ગઈ તે નીકળી તે આ પેલી આપણા નાગરજીની દીકરી શૈલા શૈલા એને આજે મને કહ્યું તે ત્રણ વર્ષ થઈ ગયા એને મેં વાત કરેલી અને એને માથાકૂટ કરીને કર્યું બે વર્ષ થઈ ગયા પેલું બે વર્ષ પહેલાં હું આવ્યો હતો ને ત્યાં આગળ કઈ ગુરુ પૂર્ણિમા હતી દલાસમાં કેવી હતી તારે આવ્યો હતો તેને કહ્યું મને હું એરપોર્ટ પર ઉતરે એવું બોલ્યું દાદા તો મેં જોયું હું તે કહ્યું મને કહ્યું જ નથી આ થયું દાદા તો બે વર્ષથી થયું છે તમને આપ્યું હતું મેં અમારે આવું થઈ જાય છે કારણ કે આ બધું ખાલી થઈ ગયું છે ફરી શું કરવું હતું કે બોલો ને ભાઈ સાહેબ હા ગોડાઉન ખાલી થઈ ગયું છે હવે તમે સ્મૃતિની વાત કરીને <laughs> કારણ કે સ્મૃતિ ડ્યુઆલિટીવાળી છે મેમરી ડ્યુઆલિટીવાળી છે વોટ ડ્યુઆલિટી તો કે એટ્રેક્ઝિવ અને એરઝિવ ફોર્સીસવાળી શું કહ્યું એટ્રેક્ટિવ અને એવર્ઝિવ ફોર્સીસવાળી રાગ દ્વેષ દ્રષ્ટિવાળી તો સ્મૃતિ પણ જે વર્લ્ડમાં એને બહુ જરૂર છે વર્લ્ડમાં બહુ જ જરૂર છે વર્લ્ડમાં લેવું હોય તો એમાં અગર નથી ચાલતું કોઈને તમે શ્રુતિ ના સ્મૃતિ પહેલું આવે સ્મૃતિ શું છે કે પોતાને પોતાનું ભાન થાય એને સ્મૃતિ કરી છે ખરી ગઈ છે એટલે જ આપણા અર્જુન અર્જુનભાઈ સાહેબ બોલી ઉઠ્યા કે નષ્ટો મોહ મોહ નષ્ટ થયો ને ત્યારે જ મને સ્મૃતિ મારી પ્રાપ્ત થઈ કે હું આ છું અરે હું મને જ ભૂલી ગયેલો તો હું આ છું કે છે <laughs> નથી અજમી સાહેબ ના બોલ્યા હમ કૃષ્ણ ભગવાન એમને એમના સાહેબ બનાવી દીધા હતા સાહેબ હા કે છે આ સારથી છું ને તારું આ સારથી તરીકે જુઓ ને કૃષ્ણ ભગવાન પરમાત્મા છે દાદાએ આવું કામ કર્યું છે આપણે બધા જોડે તારું ખરેખર અને આજ્ઞા મૂકી દીધું પાછું શામાં મૂક્યું પાંચ સિમ્પલ સેમ્પલ સેન્ટેન્સીસમાં પાંચ સિમ્પલ સેન્ટેન્સીસમાં એવી રીતે તો ના આપી શકો તમે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે અને ફાઇલોને બધું સમજાશે નહીં પરંતુ આ એક ખબરના બિલીફમાં શ્રદ્ધામાં બધી જ રીતે ગોડ છે ક્રિએટર એટલે ભારતની બહાર જાઓ તો એને ભારતમાં આપવા માટે બહુ મુશ્કેલ છે કોણ છે કમુબેન આપણે કમુબેન હા ગુરદમ ભાઈ બરાબર ના બધા એ તો ખુશ થઈ ગયા સખુશ થઈ ગયા બધા એમને તો ધન્ય ધન્ય થઈ ગયા કે છે નહીં અમને તો આ વસંતભાઈ સાહેબ એમને આ રહેવાનું આપ્યું આ આપ્યું અને નોકરી આપી પછી હા આ પગાર હરખો આપો છો કે નહીં એમને એટલે ઘર કઈ ચાલે પણ ખાવાનું હોય ને હે એ તો ત્યાંથી આવી ગયા એ તો બહુ અહીંયા આગલા પહેલા મહિના હતા પછી તેને જવાનું થયું એટલે એમને પકડાવે નવસારીથી પછી નવસારીથી બોલાવ્યા ના આમનું દાદાનું માટે આમ થાંભલા જેવા થઈ પડે કોઈ બધા અલ્હાવાદ બહુ જાય પણ હાલે નહીં જબરા એ તરુય ખુશ થઈ ગયા એમને હા <laughs> મેથેમેટિશિયન પાછી ડીએમ જે મેથેમેટિશિયન એમએસસી વિથ મેથ્સ એવું ને તમને ક્યાંથી મેથ ભણવાનું થયું મેથ તો બધા અમુક લોકોનું જ હા મેથ ભણવાનું તો અમુક લોકોનું જ કામ છે હં એ દાદા ભગવાનનો વિષય પરંતુ આપણે જેને ગણિત કરીએ છીએ ગણિત નહીં ગણવાનું ગણિત નહીં શું કહ્યું સમજવાનું ગણિત હમ સમજ એ બધું ગણિતનો વિષય છે શું કહ્યું તો બોલતા નથી નિયમ મને બોલવા લાગો મને સમ્યક રીતે સમ્યક રીતે સમ્યક રીતે કેવી કોણ સમજ આપી શકે કે આપણી માથાની બુદ્ધિ માથું જ આપે કોણ આપે પણ માથું એટલે હું તો કે માથામાં પેલી બુદ્ધિ બેન બેઠી છે ને એવી એ શું કહ્યું આપણી વાલી આપણે જેને વાલથી બોલાવી લીધી છે ને હા અને છે તો ઘરમાં રહેવા આપ્યું બધું આપ્યું મફત કશું ભાડું નહીં લાગ નહીં કશું જ નહીં તો આ પચાઈ પાડી છે આપણને આપણે એના લાગમાં આવી ગયા છીએ ના ના ના તમે બોલતા નથી સ્વામીજી દાદા સ્મૃતિ તમે વાત કરી હા અમને તમારા સ્વરૂપનું ભાન આપે એ સ્મૃતિ તમારી <clears throat> એ શું છે હરીશભાઈ કે ભાન શબ્દ વાપરાય એની માટે શું કહ્યું ભાન ભાનમાં આવી જાય માણસ પોતે હું માણસ છું એ ત્યાંથી ચાલુ થાય પણ હું માણસ છું એને એવું ભાન કેટલાના હશે તો કે આટલા મોટા બુદ્ધિશાળીઓ છે વિશ્વમાં તે ખરા એ એ બુદ્ધિભાન છે કેવું પણ બુદ્ધિમાન ટકે છે કોઈને પ્રેસિડેન્ટ હોય ચાલો જુઓ ને એને ડ્યુઆલિટી ફેસ કરવી જ પડે છે કે નહીં ગમે તેવો દેશનો કોઈ પણ હોય મોટો સત્તાધારી હોય મોટો ડિક્ટેટર હોય કોઈ પણ હોય રાજા હોય ટકે છે એને નહીં તો ચક્રવર્તીઓ રાત છોડી બધું છોડીને પછી લાગીને સંન્યાસ ના લે ને પછી વાસુદેવો નારાયણ બધા જ જે હોય તે પ્રતિવાસુદેવ પણ એવું પણ એને એનો વારો પછી આવે પણ આવે જ એનો કારણ કે એટલું પાવરફુલ છે ઘણો પાવરફુલ છે આજે એવા તો જોવા જ નહીં મળે કોઈ સમજ્યું પણ દાદાની હાજરીમાં કવિરાજ લખે છે આ છે એમાં બધા તેસર સલાખા પુરુષો કોઈને કોઈ રીતે કોઈને કોઈને એમાં હોય જ એમને પ્રકૃતિનો જેવું હોય તે પ્રમાણે જેવું પ્રકૃતિ અને એ પ્રકૃતિ પ્રમાણે આજ્ઞાધર્મ જેવો પડાય આજ્ઞાધર્મથી જેવું જીવાય એમાં એ પ્રકૃતિ એટલી મજબૂત બને બે બધી રીતે પ્રકૃતિ તો ત્રણ છે જ આપણી સાત્વિક રાજસિક તામસિક સમજાયું એટલે એના પરમ્યુટેશન કોમ્બિનેશન ચાલ્યા કરે બધા સમજાયું સમાધિ રહ્યા કરે એને પણ રહે હા તો પછી આવું થઈ બની શકે ભાઈ એટલે આપણે કોઈ પણ લિવિંગને આપણે મહાત્મામાં બધા ખરું જ પણ મહાત્મામાં બધા સરસ રીતે બધી પણ એમાં વ્યવહાર પાકો છે જ આજે વ્યવહારને તો લોક વ્યવહાર કહેવો જ પડશે કે ના કહેવાય હા નહીં તો એમાં આ વિજ્ઞાનમાં આપણે એવી રીતે ના હઈએ તો લોકો તો ગોદા મારશે એ કરશે બધું થઈ જશે થાય કે ના થાય હા બધું જ એ તો એનો એ સ્વભાવમાં તો આવ્યું છે આ જગત એટલે એમાં રહેવું પડે એમાં જરાક ફર્સ્ટ ક્લાસ ઓવરકોટ પહેરવો જ પડે ટાઈગર સ્કિનનો હમ લેડી છે તો ચિત્તાનો કરે ટપકા ટપકા ટપકાવાળો પહેરે એટલે કોઈ નજીક ના આવે બધા તો ફરવાના પહેરે જો વેસ્ટર્સ પર પણ ભારત લોકો આવા છે બધા સમજાયું ને એટલે ભાન એટલે કેવું માણસ હું છું એ ભાન આવવું બહુ મોટું છે બહુ મોટું છે હરીશભાઈ કેટલા માણસના જન્મો જાય છે અથડે કૂટે ના તારે થાય છે એટલે આપણું આજનું વિજ્ઞાન આ માણસ છે હું માણસ છું એટલું એને ભાનમાં આવી જાય છે અને પછી ભાન પ્રમાણે જીવતો જતો જાય ધીમે ધીમે કે સતત એક સરખું ના જીવી શકે તો કારણ કે બહારના ડ્યુઅલ વર્લ્ડમાં કેવી રીતે જીવી શકવાનું અરે ઓ સાયન્ટિસ્ટ જયંતભાઈ શું વાત કરે ઓ ગોરધનભાઈ જયંત અરે વાહ આ જયંત છે તો આ તો ઘર છે વધારાનું તમારી પાસે આ બહુ એ છે હા અને ખાસ ઉઠાવજો હમ હમ થોડું હમણાં પૈસા પડ્યો છે એના છોકરામાં પણ મદદ તો છોકરું છે મદદ ના કરવી પડે અહીં બેસ ને અહીંયા જ આવી જાય પહેલા હે અરે અરે પહેલેથી આ તો હમ જબરા છે સાયન્ટિસ્ટ જબરા છે મને કેટલી ઘણું બધું કોઈ સીડી આપે કોઈ આ આપે ઘણું બધું હમ કોણ છે આવો ને બધા એક એક ગોરધનભાઈ એટલે હરીશભાઈ આ તો બહુ મજાનું છે બધું અને મારી તમને વિનંતી છે હો દીકરો આવ્યો હતો તો ફોઈનો વાલો ફૂવાનો તું તો અહીંયા આવતી જ નથી અમને મદદ કરવા પણ અમને મદદ કરવી જોઈએ ખાસ તમારી જો વાલી વાલી વાલી તમારી એ તો છે એવર રેડી છે કારણ કે એને તો બનાવતા આવડે જ રસોઈ પોતાને એને પૂછી જો આવડે તને રસોઈ બનાવતા તને રસોઈ બનાવતા આવડે હા તો આ જાય તો પિયર શું કરું <laughs> પાવવાડાનો શોખીન છે મંદિર પર પાવવાડા મંગાવે લાભ આપે નહીં તો છે આવું છે બધું એટલે વિજ્ઞાન બહુ મજાનું છે હું આપને કહું આપ છો તમે કેટલું રહેવાના છો એપ્રિલમાં છો એટલીસ્ટ અચ્છા તો રવા દો તમે એપ્રિલમાં જવા માગો છો ક્યારે હું તો તો વસ્તુ નથી તમે ક્યારે જવાના છો જૂન તો અમે તમે પહેલા વીક હતો પછી નહીં ફાય હું લગભગ બીજી તારીખે આપણે કેલનપુર પ્રોગ્રામ છે સિમંદર સ્વામી ભગવાનનો આપણો કેવળ જ્ઞાન કલ્યાણક અને મહાવીર ભગવાનનો મહાવીર જન્મ જયંતિ આ બે એક દિવસ આવે છે ને બેવનું બહુ મજાનું છે તો એ ત્યાં ભગવા છે અને જન્મ કલ્યાણક સંબંધ અહીંયા આગળ સજવાઈશું આવી રીતે ગોઠવણી હોય છે તો બીજી તારીખે ત્યાં છે આખું એટલે અમે પહેલી તારીખે બપોર જાય જ છે કારણ કે અમને જરાક હરખું મંદિરે દર્શન થાય ને પછી મહાત્માઓ આવે તો પછી મહાત્માઓના દર્શન કરવા પડે એ તો બે ઉપાડવું છે પણ ત્યાં મંદિરમાં સાથે જવાનું કે મહાત્માઓના દર્શન કરતા શીખવાડે આપણને એ શીખવાડે છે અહીંયા આગળ મંદિરની વિશિષ્ટતા અને અગત્યતા કહી દાદા એ બહુ સમજાય મૂર્તિ પૂજા તરીકે મૂર્તિ પૂજા તરીકે અને મૂર્તિનો શું સમજ આપી દાદાએ મૂર્તિ એટલે માણસનું જીવતું શરીર શું કહ્યું અને એ જી એવું જીવતું શરીર એવું હોય કે આઈડોલ જેવું જીવતું જતું જાય શું કહ્યું આઈડિયલ નહીં પણ આઈડોલ જીવતું જાય કયું માણસનું શરીર એવું આઈડોલ તરીકે જીવતું જતું હશે ને એમ નથી કહેતો એવું નથી પણ મૂળ મળે નહીં તો આપણે હોઈએ નહીં મૂળ જે શરીરને જન્મ આપનારા એવા મા બાપ ના હોય તો જ આપણે હોઈ શકીએ શું વસન કહો છો આપનારા મા બાપ હોય નહીં એવા તો જ આપણે હોઈ શકીએ હું શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા છું એને અજન્મા જન્મ આપનારા એવા મા બાપ કહેવાય એક જ માં પાછા પેલા શિવજી હોય છે ને તે લોકોને પાર્વતીનું ઓળખાણ પડતું નથી શિવજીનું નથી પડતું તો કે અમે બે એક જ છીએ તું અમને જો તું તો આ બાજુ દેખાય શિવ પછી સિરિયલમાં એવું બતાવે પાછા ફરજ પાર્વતી દેખાય પછી આ હજુ નથી સમજી શકતા તો કે હું એક છું કેવી રીતે કહું તે અડધું શિવનું અડધું પાર્વતીનું કે હા આની પાછળ બહુ મજા છે સમજવા જેવું છે બહુ બહુ સમજવા જેવું છે આ હ્યુમન બોડીને જ હ્યુમન બોડી છે હું હ્યુમન છું એટલું સમજાવે છે બધું આ બેઝિકલી આપણને એટલા માટે મંદિરો એ ખોટા નથી હોતા પછી દરેકના ફેર પ્રમાણે હોય દરેક નથિંગ રોંગ એમાં ખોટું નથી હોય પણ એમાં માણસને માણસ તરીકે જીવવાની બોધ કરાપ છે એમાં એવું હોય છે જ પછી જેવી પ્રકૃતિનું બીજ તમે ત્રણ પ્રકારની પ્રકૃતિ કે એ બીજ પ્રમાણે હોય છે એટલે વેસ્ટર્ન વર્લ્ડમાં જોશો તમે તો એન્જલ્સ તો છે જે લોકોનો અને કેવા કેવા નામ છે પણ બધા પોઝિટિવ ના આપે છે નેગેટિવ ના આપે છે બે હોય નહીં તો જગત હોય નહીં કે હોય હે કાં તો પોઝિટિવ વાળું આખું નથી નેગેટિવ વાળું નથી આની કમાલ છે આખી અને આ કમાલમાં બે પોઝિટિવ નેગેટિવ એમાં બેલેન્સવાળા થઈ જાય તો એકબીજામાં લડે નહીં અને આપણું જીવન ચાલે સમજાય ને તો માણસ માણસે સમજશે બીજો કોઈ એટલે માણસને આટલું ડેવલપમેન્ટ થયું છે કેટલી બુદ્ધિ વિકાસવાળી મળી છે માઇન્ડ કેટલું પાવરફુલ મળ્યું છે એનો ઈગો કેવો છે પાવરફુલ એનું કોન્શિયસનેસ કેટલી બધી ડેવલપ થયેલી છે એટલા માટે આ બધી વાતો છે હરીશભાઈ પેસિફિકનો છેટ નીચે ઊંડાણ હશે પણ અણુ હોય નહીં એટલે તમે આવો પણ અમારે ચોથી બીજી તારીખે અમે ત્યાં આવીશું કાંતિભાઈ જઈને આવવાના છે અને ત્રીજીએ અમે સવારે અમને આબુ લઈ જઈએ અમે જઈએ દર સાલ પાંચ દસ દિવસ કાઢી લઈએ ત્યાં રેસ્ટે મળે ને આપણું આપણું ચાલે સાયન્સ તો બધું ત્રીજીએ જવાના છીએ બાય રોડ ના એટલે જ આ સુરત પછી એકદમ સ્ટ્રાઇક થયું આવી પડ્યો ને મેં કહું ચાલો ત્રણ દાડા ત્રણ દાડા મળીએ તો ખરા અહીંયા યોગ બેનર નથી ને અમારા યજ્ઞનો એટલે ત્યાં એપ્રિલમાં આખો બધો લગભગ એવો થઈ જાય પછી પહેલી બીજી ત્રીજી પહેલી એ ત્રણો દિવસ અમારું મોટા બેન ખરા ચંપાબેન એમનો ભાણો બીજા નંબરનો એના દીકરો એનું લગ્ન છે બેંગ્લોરમાં હા તે આપણે મનન જેવું ખોરી લાવ્યો છે તે લોકો શું કરે અમારા ને પણ એવું જ થયું ને એની દીકરીને ગયા તે મૈસૂરમાં એને છ દિવસ ઉજવ્યું એટલે ઘરના એ છ દિવસ રહ્યા પણ લગ્ન ત્રણ દિવસ ચાલ્યા આપણી વિધિનું કરે પાછું સાઉથ ઇન્ડિયાની વિધિનું કરે જો બેંગલને પડે તો આપણું અને બેંગાલી જુદું જ છે હોય છે એને એના વરરાજાને એવા વણગારે છે એ અને <laughs> ઉચકીલ લાવે છે <laughs> અને આપણે વહુને ઉચકીલ લઈ જઈએ હા એ તો મમતાજીનું બેંગલ છે કેવી કેવી છોકરી નીકળી છે ના પણ એ ક્રાંતિકારી છે આખું એ ક્ષેત્ર ભૂમિ જેવી છે ના ક્રાંતિકારી બધું વિચારો જેવા આવે બધા વને બજ બોલે બીપ્લવી વિપ્લવી બીપ્લવી દરેકનું જુદું હોય છે એ તો આજની પાસે બહુ વિજ્ઞાન રહેલું છે શબ્દ શું બધા પાછળ એટલું બધું વિજ્ઞાન છે હરીશભાઈ એટલે તમે લોકો આવો ને કઢાવો તો બધું ઘણું નીકળે એવું છે બેસો તો સમજાવ્યું ને એટલે ભારત આવ્યા હોય તો જેટલો બને છે એટલો સમય કાઢવો પણ અમે પછી બધા જનરલ હોય તો જનરલ રહેવું પડે છે એમાં નહીં પણ એવું કામ કાઢો જ્યાં દૂર જવું જોઈએ અમેરિકા હતા દાદા જતા હતા ને થોડું હા થોડા થોડામાં થયું ને ભારત ભૂમિ જે છે બોલો કે જેની અંદર પુનર્જન્મમાં માનનારા હોય એ જન્મે એવું એવું ભૂમિમાં શું છે એ ભૂમિના ક્ષેત્રનો પ્રભાવ છે ક્ષેત્રનો પ્રભાવ છે આ જુદી જુદી વનસ્પતિ જુદા જુદા ધાન ને આ બધું ઉગે છે જેવું જમીનને જુદા પ્રકાર છે ને એવું આ ક્ષેત્રનો પ્રકાર છે અને શરીર એમાં જન્મ પામે છે ક્ષેત્ર જ જન્મ પામે છે ક્ષેત્રમાંથી ક્ષેત્ર જ જન્મે સમજાયું કે નહીં પણ માણસ જેમ છે જન્મે છે ને એમાં આ ક્ષેત્ર હું કોણ તો કે આ ક્ષેત્ર રોકા રોકનારો ના હોય એવો હોવો જ જોઈએ ને હું તે હું નહીં સમજણ પાડવાની છે આપણે બધા એ જ્ઞ તો નહીં પકડાય કોઈને ક્ષેત્ર ના રોકનારો અને પોતાના ક્ષેત્રથી હોય પાછું હમ એક ખેતર હોય આપણું કાળમાં ભયનું ખેતર હોય તો જોડે હોય ને વચમાં બાણ નાખેલું હોય છે ને બધું હોય છે ને એટલે આ ક્ષેત્ર છે એનું ક્ષેત્ર પોતાનું જ રોકે છે ને એ બહાર જઈને બીજાનું રોકતું નથી ને પણ પેલું થોડું થોડું વધારતું કોણ કોણ જાય છે એ કાર દબાવું કે છે એટલે ક્ષેત્રજ્ઞનો આવો મતલબ છે એનો ક્ષેત્ર જ્ઞ એ જાણનારો કહેવાય છે એટલે ભારત એટલે શું ભય એટલે પ્રકાશ એ સૂર્યનારાયણ દેવ કહેવો છે ભાનુ એના પરથી ભ અને રથ એટલે અંધારું એટલે અહીંયા જન્મરા જીવો હોય ને એને જન્મથી જ એની ગળતુતિમાં જ આવે હા પછી જેમ જેમ મોટો થાય સમજ થાય ને બુદ્ધિ ખીલે ને બધું થાય એટલે એને થાય કે હા નાના બચ્ચાઓને વાતો કરે ને તો એ તે અમારો અનુભવ કહું સારા એવા વર્ષો પહેલાં પંદરેક વીસ વર્ષ હું ત્યાં બાજુમાં શાકભાજીનું છે ને બહાર નીકળીએ તો ત્યાં ત્યાં અંદરને પેલું મ્યુનિસિપાલિટી ક્લોઝ કર્યું છે ને અંદર બેસતા હતા પછી આ લોકોએ કાઢીને પછી આવું કર્યું એટલે પછી લારી બારી મૂકવા માંડી એટલે જતા હતા તે અંદરનું હતું તારે તે એક શાકભાજીવાળા તો ગામડાથી બધા લઈને આવે ને એનું તે છોકરીઓ તે ત્રણ છોકરીઓ એક નાની અને બે મોટી પેલી અને આમ જાય એને ટોપલું તો હું જ્યારે ચાલવા નીકળી સવાર ચાલવા અને ને જતો હતો આમ એટલે અહીંથી આમ નીકળે હું અહીંથી આમ આવતો હતો જો પછી પેલું ઇનોક્સ છે ને એ બધું જતા હતા એ બાજુ તો હું પેલું રેસ્કોનું સર્કલ મારીને આવું રાઉન્ડ મારી નાખું તે એ પેલી પેલું કોઈ જરાક એને હરી બોલાવતા હશે પેલી મોટીને અને પેલી નારીને પજવતા હશે પેલી મોટીને કે આ જો ને પેલું કેવું છે વાવ કે છે છોડને એનું કર્યું એ ભોગવશે કે છે આને બોલી મેં કહું હવે આને કોણ શીખવાડવા ગયેલું એટલે દાદાએ આપણને કેટલું સુંદર વિજ્ઞાન આપ્યું છે માણસના જીવનનું ને મનુષ્ય જીવે છે ગર્ભમાં હોય છે ત્યારથી જ ગર્ભમાં હોય છે ત્યારથી જ એને ઇફેક્ટ કેવી પડી જાય છે એવું નથી સમજાયું આ દ્રષ્ટાંત તમે મૂકો છો મૂકી શકો દાદાના બધા દ્રષ્ટાંતો લાઈવ અને લાઈવ બોડીને લાગતા છે એક એક પણ એને આપણે સાયન્સથી એને આપણે એક્સપ્લેન કરીને આપી શકીએ છીએ બધાને અને ધીસ વોઝ ધી એક્ઝામ્પલ જે બન્યો હતો કે ફ્રેન્ચ સાયન્ટિસ્ટો બે એની આગળ કહ્યું હતું આ કોઝ ઇફેક્ટનું સમજાવવા માટે પેલું માઇક્રોબલાયસિસ એનું છે આવે છે ને પ્લેનમાં અમે ઔરંગાબાદ અને ત્યાંથી આવતા સિક્સટી નાઇનમાં અમારું બોલે બેલાપુર અમારું જેટીનું કામ ચાલતું હતું નોસિલ કંપનીનું તે વખત બી આવવું પડ્યું હતું જરૂર કારણ કે કામ ચાલે ને સિક્સટી નાઇનની વાત કરું છું સમજાય ને એટલે ત્યાં એ લોકો ઔરંગાબાદ તો વિઝિટિંગ પ્લેસ કરીને ટુરિસ્ટ છે ને પાછી એટલે રીતે એટલે એમાં આ વસ્તુ આવા બધા તો બહુ મજાના છે બધા એટલે મેં તો બહુ ઘણાને વાતો પણ હજુ એવું છે ને આપણે આપણું સાયન્સ સમજવામાં જો ટાઈમ વર્ને કરીએ પછી આપણે પેલા અંદર પરવિષ બધું કાઢવા માટે થાય ને એમાં પાછો વખત મળવો છે ને પેલા આપણે બોલતો ને શું કરીએ આવે ચાલે રાત્રે માછો તો આપની પેલી આપતું સૂત્ર આ નીચે અનુભવ અનુભવ એ મારે એક મન થયું કે આપ આપતું સૂત્ર દાદા રાજ કહેવાય કે મરે ના કહેવાય <laughs> અનુભવ માણી કઈ શકો તમે એ તો બધું બદલ લાગુ પડે છે આપણે બરાબર ના પંચ ભૂતો પરથી મને થયું કે પેલા એમાં કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન અને ફોસ્ફરસ એનાથી જ જીવન હોય ને આમ જોઈએ તો એ શું છે કે મોલિક્યુલર સ્ટ્રક્ચરો છે શું કહ્યું એ બધા ગેસ અને કેમિકલ દ્વારા મોલિક્યુલ સ્ટ્રક્ચરો છે એના પછી આ હ્યુમન સાયન્સો બધા કેમિસ્ટ્રી ફિઝિક્સ બધા નીકળ્યા છે ને એક એક એ મોલિક્યુલર અને કેમેસ્ટ્રી બે જાતની ઓર્ગેનિક ને ઇનઓર્ગેનિક સમજાવ્યું ને બે રીતની છે આપણે જાણીએ છીએ ને ઓર્ગેનિક તો બધા આજે બધાને બહુ ગમે છે બધું તમને ગમે છે ઓર્ગેનિક <laughs> હા પણ ઇનઓર્ગેનિક ઇનઓર્ગેનિકનો બિઝનેસ બહુ મોટો વિશાળ છે એના પર જ આ જગત ચાલે છે આખું એ કેમિકલ વર્લ્ડ છે આખું ફિઝિકલ સાથેનું પાછું તે ફિઝિકલમાં પાર્ટિકલ ફિઝિકલમાં ગયું અને કેમિકલમાં આ બહેનો બહેનો બહેનો પૈસા ખર્ચા કરે એમાં વધારે પડતું તે પુરુષોએ શીખી ગયા અને હવે મજા કરી અમેરિકા બધા બધું બધા અહીંયા થાય બધે થાય પણ પહેલાં હર્બલમાંથી બનાવતું હવે આવી રીતે થયું બહુ રિએક્શનો કેમેસ્ટ્રી આવડતી જ નથી પણ આવું મને તો આવું લાગે છે ભાઈ કેમેસ્ટ્રી ફોર્મેશન ને ફિઝિક્સ ફોર્મેશન જે ખરું એ એની અંદર ટાઈમ સ્પેસ બધું જ આવે ને બધું જ બધું જ એટલે આજના ભૌતિક વિજ્ઞાનને એના રાઇટ આસ્પેક્ટ આસ્પેક્ટમાં મૂકી શકાય એવું છે અને એને આપણે ખોટું કહેવાની કોઈ જરૂર નથી પરંતુ એ છે એના લિમિટેશન્સ છે અને લિમિટેશન્સ છે અને હ્યુમનને પોતાને આજે લિવિંગ ઇઝી કરી શકે એવું હોય કે જેથી પોતે અંદર પોતાને પોતાના માટે પોતાના હેપીનેસ માટે વિચાર કરતો થાય નહીં સમજાયું એ જરૂર છે એ લેવલે લાવવાની આપણે તો હમ આપણે કોઈને નેગેટિવ વાઇબ્રેશન મૂકી ના શકાય કોઈ બાતે કોઈ રીતે એવું તો આપણી વાણીમાં એ બધા જાય આવું જ ન સમજે બહુ જરૂરનું છે તો દાદા આ અક્રમ વિજ્ઞાન પ્રમાણે આપણે મૂકીએ હા તેની સાથે જે બુદ્ધિઝમ છે જૈનિઝમ છે હા આપણે ઇસ્લામ છે એ બધાની સાથે કમ્પેરેટિવ એનાલિસિસ બધું થઈ શકશે બધું થશે બધું થશે અને ત્રણ મંત્રો કહેશો તો હજુ આ શરીર છે ત્યાં સુધી મારી કરશો મારી પકડાવશો તો નીકળશે તમને શું જે છ મહિના બાર આઠ દસ મહિના ચાલ્યું કેટલું મને અહીં ખબર કાલે જ્યાં જવાનું છે કાલે મને ખબર આપવાની જરૂર હું આપણે આપણું કામ થાય આપણે શું આનંદ આનંદ છે ને જવાબમાંથી જ મુક્ત થયા છીએ તો હા જવાબમાંથી તે તો તમે દાદાને આપણે હવા હવા બોલતા હતા પણ દાદા એ કંઈક બરોબર છે બરોબર છે અને પછી દાદા છેલ્લા હાવ નસડ્યું ને હા પછી ગુરુપૂર્ણ જન્મદિવસ ઉજવી ગયો એમનો એસીમો હા આ બરાબર ભાવ કાઢશે જરી કાઢશે અને કાઢશે તો બધાનું બહુ સારું થઈ જશે કે છે કાઢશે અને બીજા બીજા જ મહિને એટલે થોડા મળ્યું જુઓ હે અરે તો સાંભળજો અમનું સાંભળજો અમનું સાંભળજો વાત મારું બધું ભૂસાઈ જાય પાછું તમારે લઈને પણ વ્યવહારમાં તો આપણે કહીએ ને મારું મારો આયુષ તમને લાગી જાય દાદા પણ તમે રહેજો કે આયુષ આયુષ એસી દાદા બેઠું નતું લાસ્ટ એ તો નવ્યાસી ચાલતું હતું સેવન્ટી નાઇન હે તે વખતે તો બહુ જુદું હતું ના એ તો એ આરામ મોહન સુનિલ લગ્ન થયું ને તે વખતનું છે તો અમે તરુભાઈ અમેરિકા તો મળવા ગયા તો સભાઈ કે પ્રકૃતિ તરુભાઈ ઢીલી થઈ હું અહીંયા જીવતો જાગતો બેઠો છું તમે આમ ઢીલા થઈ ગયા એ દાદા હોસ્પિટલમાં બેઠા બેઠા જે બધા શક્તિઓ આપી છે આપણે જસુભાઈ સાહેબ તો આફરીન થઈ ગયા હતા બહુ કે દાદા બહુ વાગ્યું બહુ આ તો બહુ થઈ ગયું ના એ તો વાગ્યું તે વખત વાગ્યું હતું અત્યારે તો રિપેર થઈ રહ્યું છે હવે આ નાની વાતોમાં કેટલું એમાં મૂકે છે સમજ હે હા ના તો થાય બને થાય બને એ એક જ સ્પોન્ટેનિયસલી બને છે વસ્તુ સમજાયું ને તાવ આવ્યો એટલે તાવ તો અંદર હતો જ પણ જઈ રહ્યો છે પણ વ્યવહાર શું છે આવ્યો કહીએ છીએ એટલે કારણમાં કાર્ય આરોપીએ છીએ આપણે શું કહ્યું આખો જગતનો વ્યવહાર આવો છે શું કહ્યું એટલે કારણ કાર્યનો સંબંધ કોઝ એન્ડ ઇફેક્ટનું આવી રીતે સમજાવવું પડે તમે થોડુંક આવજો તમે નહીં તો અમેરિકા મારી જોડે ફરજો તમને ટાઈમ હોય તો હા મને શી ખબર આવે હું તો ફ્રીલી ફર્યા કરું હે અમારા મંદર મંદર પાસે સાચવનારા બસ હવે થઈ ગયું બહુ થઈ ગયું આપણે થોડા આરામ કરો કે છે બરાબર છે તમારે માનવું પડે એટલે જોઈએ હવે યોગ છે આ વખતે અમારી દીકરીને કારણે અને અમે થોડું અમારે નાનો વ્યવહાર આ તે બધું હવે પંચ્યાસી થયા ને એટલે પછી અમારે અમારું સાચવવાનું જ ને પાછું એટલે ક્લીન થઈ જઈએ એમ બધી રીતે રિલેટિવ વ્યવહાર બધો દાદાએ કેવું છે બધું વાળી લીધું કરવું જ પડે છે છૂટકો નથી પછી મુક્તપણે એ પછી થોડા વખત માટે જ મારે શું એટલું જ છે જેને ભાગ જે વ્યવહાર આવે તો રહેવાનો જ છે ચાલશે જ ને બધો બોલો પ્રજ્ઞાશક્તિ ડીએમ શક્તિ શબ્દ બહુ સમજવા જેવો છે શું કહ્યું શક્તિ શબ્દને ઇંગ્લિશમાં આપણે પાવર કરીએ છીએ પાવર અને ગુજરાતીમાં એને બીજા અર્થમાં જોઈએ તો એને સત્તા સ્વરૂપે સમજીએ છીએ સત્તા સત્તા એટલે જ પાવર અને શક્તિ વસ્તુ છે ને એ એના ઓરિજિનલ મિનિંગમાં છે આખી એટલે શક્તિ જે આ શરીર માણસ શરીરોથી આપણે જીવીએ છીએ એમાં આ શક્તિ એને સમજાતું નથી એટલે માણસને શોધવા જાય છે કે ક્યાંથી આ શક્તિ આપણને મળે છે એ નથી જડતું એટલે આ પઝલસમ વર્લ્ડમાં એ ખોરવા માટે એનો જે વિકાસ થયો છે ને બિલીફ પ્લેનનો વિકાસ વિકાસ હંમેશા બિલીફ ઉપર હોય છે બિલીફનું ડેવલપમેન્ટ થાય છે શું કહ્યું અને જેવી બિલીફનું ડેવલપમેન્ટ એ લેવલે એ જેટલા બધા હોય ને એ એમની માને શ્રદ્ધા ને એમનો ધર્મ એક જ મનુષ્યમાં બધા એ બધા હોય અને મોક્ષ જનાર હોય ને એમની આખી બિલીફમાં આખું ટ્રાન્સફોર્મેશન થાય અને રોંગમાંથી રાઇટમાં પરપેચ્યુઅલ જે છે તેમાં આવી જાય નોન ડ્યુઅલ અને ડ્યુઅલ રાઇટ રોંગવાળું છે એ બે સાથે રીતે જીવે તે હ્યુમન બોડીમાં બને તે એવા સમર્થ પુરુષ સેન્ટ્રલ હોય કેવા સેન્ટ્રલ તે જ કરી શકે સેન્ટ્રલ એટલે કોઈની જોડે એમને વિરોધ ના હોય શું કહ્યું કોઈની જોડે દ્રષ્ટિભેદ ના હોય શું કહ્યું હા સૃષ્ટિભેદ એટલે આ શક્તિ તમે કહ્યું પ્રજ્ઞાશક્તિ કહ્યું એ શક્તિ શબ્દો પર છે એટલે પ્રજ્ઞા એ આ ઓરિજિનલ ફાઉન્ટન હેડ છે આખો શક્તિનો પરપેચ્યુઅલ પરપેચ્યુઅલ પરપેચ્યુઅલ કહું છું કાયમનું એ આખું ઓરિજિનલ ફાઉન્ટેન હેડ આપણામાં ઓપન થાય છે કયો તો કે પોતાનો સેલ્ફ એક્ટિવ એ જે ગુણ ઓપન થઈ જાય તે વખતે બીજ પડે છે અને બીજને બીજે દિવસે એ બીજ એવું છે કે આ તો મુક્તિ અપાવનારું બીજ છે કેવળ જ્ઞાનનું બીજ છે એ સ્ફૂટી નીકળે છે એટલે તમને રક્ષણ આપે છે કે આ રક્ષણ છે આજનો દિવસ આટલો સંભાળી લેજો તમે સમજો કે રાતે તમે તમને તમને અમારા ભેદ જ્ઞાનના પ્રયોગથી મુક્ત કર્યા પરંતુ આ તો બીજ છે એટલે બીજ એટલે શું તો કે એ ક્યારેય ના કહે કે આ બીજમાંથી હું ફલિત થયા કરું છું એ પોતે ઓની ઇટ્સ ઓન ના કહી શકે અને એ પોતાના સેલ્ફ એક્ટિવિટીથી થયા કરે છે બીજ એ તો જાણીએ છીએ ઇવન આપણે આપણે બધા બીજો એની વાત એવું આ કેવા જ્ઞાનનું બીજ કહેવાય છે એને આ ક્રમિક શાસ્ત્રમાં એને બોધ બીજ કહે છે શું કહે છે બોધ એટલે બેલેન્સ્ડ અન્ડરસ્ટેન્ડિંગ શું કહ્યું બોધ બોધ અને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલી અને માઇન્ડ થિંકિંગ પાવરથી જેમ જેમ એનું ડેવલપમેન્ટ થતું જ એ પ્રમાણે કહે ને એ બોધને એને શાસ્ત્રથી પ્રાપ્ત થતું અન્ડરસ્ટેન્ડિંગ એને કહીએ છીએ આપણે શાસ્ત્રો અને દરેક રિલિજનમાં આ તો હોવાના છે એ બોધ છે આ એટલે પ્રજ્ઞાશક્તિ એ ઓરિજિનલ ફાઉન્ટન હેડનું આખું ફર્સ્ટ સ્પ્રાઉટ છે બીજે દિવસે અંધારામાં પહેલાં એ તો અજવાળું થયું પણ પહેલાં ફેઝનું થયું પહેલું ફેઝ તો બીજું ફેઝ એ દેખાતું નથી પહેલું ફેઝ ક્યાં વાત કરવાની આ વર્લ્ડમાં ચંદ્રમાં ચંદ્રમાં પૂજનારા હોય છે અને સૂર્યને પૂજનારા બે જાતના હોય છે એ તો આખું વર્લ્ડ ડિવાઈડ છે કે નહીં ચંદ્રના પૂજનારા આપણે ઈસ્ટર્નમાં હોય બધા મુખ્યમાં પરંતુ આ જાપાન જોઈએ છીએ તો સૂર્યનું છે એનું રાઇઝિંગ સનનું એ લોકો કહેવું રીતે સમજ્યું અને વેસ્ટર્ન વર્લ્ડ આખું સૂર્ય ઉપર હોય છે બંને પણ બંનેના એરેથમેટિક છે બધા બંનેના એરેથમેટિક એરેથમેટિક ખોટા નથી હોતા પણ એ રીતે હોય છે બધું હવે પ્રજ્ઞા એ શક્તિ ઓરિજિનલ ફાઉન્ટેડ એ સ્પ્રાઉટ થયેલો બીજે જ દિવસે બીજને જેવું કામ કરે છે એ પ્રયોગ કર્યો છે એ પ્રયોગ તમારા હાથમાં આવે જીવવાનો શું કહ્યું લાઈફ એક્સપેરિમેન્ટ એમાં એ એક્સપેરિમેન્ટ થાય છે પોતાનો એમાં એ એક્સપિરિયન્સ થાય છે એમાં હવે પોતાનું તમારું બધા એક્સપિરિમેન્ટિંગ કરવાનું સ્ટેટ આવી ગયું કે આ રિયલ છે તે રિલેટિવ એમાં ક્યારે પણ પ્રવેશ ના પામી શકે અને રિલેટિવ છે તે ક્યારેય પણ એ રિયલ સ્વરૂપ ના થઈ શકે રિયલ જેવું દેખાય ખરું પણ રિયલ ના થઈ શકે એટલે બંને નોખા છે સ્પર્શ છે પરંતુ અહીંયા વચ્ચે કામ કરે છે આખું એ પ્રજ્ઞા સ્વરૂપ છે અને તે નહોતું ત્યાં સુધી શું હતું આપણે આગલા દળે કે આપણી પાસે શક્તિ તો હતી શરીરની પણ એ શરીરની શક્તિને આપણે આપણી શક્તિ માનતા હતા અને શક્તિ કઈ છે કે શક્તિ શરીરને ચલાવનારી છે જ આમ તો વાઇટલ એનર્જી વાઇટલ બોડી ઘણું બધું કહે છે એને સૂક્ષ્મ શરીર પણ એ શક્તિ છે એક જાતની અને ચલાવનારી છે અને આખું વર્લ્ડ આ તો સમજે છે બધું જ જ્યારે વર્લ્ડ કહીએ એટલે ભારત સમજી જ લેવાનું અને ભારતને આજે બહુ જરૂર છે આ અન્ડરસ્ટેન્ડિંગ આપવાની આપણે વર્લ્ડ કરતાં કારણ કે ભારત અત્યારે એના સંયોગો એટલા બધા સારા થયા છે ધીમે ધીમે પરંતુ આજે પણ અંદર અંદર પોતાને અથડીને બધા પોતાની શક્તિઓ ગુમાવી દેવું બહુ ચાલે રહ્યું છે બધું એ તો જોઈએ છે આપણે ઉગાડવું જોઈએ છીએ સમજાયું ને એમાં એ શક્તિ એ માથાની શક્તિ છે માથું એટલે શું કે ઇન્ટેલેક્ટ શું કહ્યું અને માઇન્ડનું ઓપરેટિવ હેડ શું કહ્યું પણ માઇન્ડનું ઓપરેશન ક્યાંથી થાય છે કે એનું સ્પ્રાઇટ સ્પ્રાઉટિંગ થવું જ જોઈએ એ સ્પ્રાઉટિંગ ક્યાંથી થાય છે કે એનું હાર્ટની નજીકમાં એનું સ્થાન છે ઓલરેડી એ એ એકચ્યુઅલી ફિઝિકલ માઇન્ડ છે આખું દાદાએ સમજાવ્યું છે તેમ ફિઝિકલ માઇન્ડ છે સમજ્યા અને એ ફિઝિકલ માઇન્ડ છે આખું એનું એટલું બધું નાનું મોલિક્યુલર છે એ એટમ અને અલ્ટિમેટ એટમ બેની વચ્ચેનો સ્ટેટ છે એનો એનું કમ્પોઝ સ્ટેટ આખું મોલિક્યુલર સ્ટેટ બોલો આજે આ નેનોન બધું કરવા જાય છે એ તો બહુ ગ્રોસ છે બધું આની જગ્યાએ તો એવું એટલું બધું છે એમાં પણ એ આપણે કહી શકાય નહીં કોઈને કારણ કે એના પરથી લોકોનું વર્લ્ડનું આજ લિવિંગ રહેલું છે બધું એટલે અજ્ઞાશક્તિ કહીએ ને કેવું નથી અને છે શું માનનારો તેવો તે હું એ માથાનો છે અને તે ઇન્ટેલેક્ટ મનાવનારી છે એ ઇન્ટેલેક્ટના લેવલે આખા શરીરને જીવાડનારી અને આપણે હું જીવું છું એવું કે મનાવનારી એ શક્તિ છે અને અજ્ઞા એટલે શક્તિ એ બેસ શબ્દ છે તો શક્તિ બધા જાણીએ છીએ કે શક્તિ વગર કોઈ એક્ટિવિટી હોઈ શકે જ નહીં આ વર્લ્ડમાં શક્તિ જ ના હોય ને તો વર્લ્ડ બહુ સ્ટેટિક હોત વર્લ્ડ વર્લ્ડ પથરો કશું જ ના હોત કંઈ વાત સમજાય મારી શક્તિ કઈ છે ને પરંતુ આ શક્તિ મૂળ નથી સમજાતી લોકોને એટલે પોતાના બિલીફ પ્લેનના ડેવલપમેન્ટના આધારે પોતપોતાના ફેદ અને પોતપોતાના ફેદના ગોડને પોતાના ગોડ કહે એ શક્તિ ગોડને ઉપર જાય પછી નથી સમજાતું એટલે આ અને થિંકરો છે ફિલોસોફર એ બધા કોને કહે કે કુદરત કુદરતને સમજવા જાય એ લોકો બધા એ તો અહીં ભારતમાં કરે છે અને બહાર એ કર્યું છે બધાએ બહુ કર્યું પુષ્કર ચાલે બધા બધા દેશોમાં ચાલે સમજાયું એ જે ડેવલપમેન્ટના લેવલના બધા છે એમાં પણ એ લોકો સામે છે કે કંઈ ખોજવું છે ખોજવું છે મૂળ મૂળ શક્તિ ખોરી કાઢવી છે આત્મા નથી આવતી આ મેટરમાં કહે છે કે મારે મેટમનું આખું કમ્પ્લીટ એનું અલ્ટિમેટ ફેદમ કરી દેવું છે કે જેથી આ લિવિંગ આસ્પેક્ટ ક્યાંથી શરૂ થાય છે એને જોઈએ છે આ હ્યુમન બિઈંગનું લિવિંગ આસ્પેક્ટ પણ એને ખબર નથી કે હ્યુમન સિવાય આખું બધું લિવિંગ આસ્પેક્ટ જ છે પછી એના વિજ્ઞાનો જુદા જુદા પડી ગયા બધા બહુ નાના પડ્યા બધા ખ્યાલ આવે ને એટલે શક્તિ શબ્દ મેઇન છે શક્તિ એટલે પાવર અને પાવર વગર કોઈ એક્ટિવિટી ચાલે નહીં અને એક્ટિવિટીવાળો જગત છે વર્લ્ડ છે તે વિધાઉટ પાવર હોઈ શકે નહીં એટલે બધાની બિલીફ ગોડ ઉપર જાય છે ભગવાન કરતા છે ગોડ ગોડ ક્રિએટર અને ગોડને એ ક્રિએટર સ્વરૂપે શક્તિના ક્રિએટર સ્વરૂપે એમને મનાવેલો છે સમજાયું ને હવે જે પોતે સ્વયં શક્તિ હોય તે પોતાની શક્તિ ક્રિએટ કેવી રીતે કરી શકે અને પછી પરપેચ્યુઅલ ફાઇનાઇટ હોય પરંતુ એ આજે ફાઉન્ટેન હેડ એનો ખુલ્લો નથી થયો એટલે અત્યારે બોડીમાં કેવું છે કે એનું એક્ઝિસ્ટન્શિયલ સ્ટેટ છે આખું કે આઈ શું કહ્યું કોઈ જાણતા નથી હું આઈ તરીકે જીવું છું પણ બધા આઈ તરીકે માન્યતાથી તો બધા છે જ એ સૂચવે છે ઓરિજિનલ પાવરનો સ્ટેટ કે જ્યાંથી સ્પોન્ટન થાય પણ એ આઈ જડતો નથી એટલે આ માણસે આપણે આપણે કેવી રીતે ભગવાન બનાવ્યો તો જ થઈએ ને આપણે એટલે આ વસ્તુ બને છે એ અજ્ઞા એટલે આખું વર્લ્ડ અજ્ઞાશક્તિથી ચાલે છે આખું ભારત અજ્ઞા ચાલે છે અને અજ્ઞાશક્તિથી જે સંપૂર્ણપણે મુક્ત હોય બધી જ રીતે અને from all aspects of human living and world living તમને આખા ડિસોસિએટ કરી રિલીવ કરી એમાંથી રિલીઝ કરી અને તમારી ઓરિજિનલ શક્તિ પર મૂકી દે છે એને બોધ બીજ કહે છે અને બીજ સ્વરૂપે જ્યારે હોય નહીં ત્યાં સુધી સ્પ્રાઉટ થઈને પછી ઓરિજિનલ શક્તિ આવે નહીં અને ઓરિજિનલ શક્તિથી લિવિંગ ચાલુ ના થાય આપણું અંદર એને ઇનર લિવિંગ કહ્યું એટલા માટે એને સાયન્સ કહ્યું હ્યુમન બિંગના સાયન્સને હ્યુમન સાયન્સને હ્યુમન લિવિંગ સાયન્સને ઇનર લિવિંગ સાયન્સ કહી શકાય એવું કહી શકાય અને આ અર્થમાં ધીમે ધીમે આપણે ડેવલપ કરવું પડે એને ખ્યાલ આવે ને પ્રજ્ઞા પ્રજ્ઞા પ્ર એટલે શું કે આ હું નથી હું મને અત્યાર સુધી રહ્યા કર્યું બધું પણ ના હું હું નથી જ છે પણ એ છે કરવું પાછું એ નથી સ્વરૂપે નથી એ છે પણ મને આ નથી એને હું સ્વરૂપે માના કરું છું તો હવે એ છે છે સ્વરૂપે હું સમજી લઉં એને ભલે ચેન્જિંગ છે ટ્રાન્ઝિટરી છે બધું જ છે બિગિનિંગ સ્ટેઇંગ એન્ડ પરંતુ એ ઓરિજિનલ કંઈ આપણે એલિમેન્ટ ના હોય ત્યાં સુધી એને ક્યાંથી બિગિનિંગ સ્ટેઇંગ અને એન્ડ હશે અને જેને બિગિનિંગ છે એન્ડ વગર હોઈ શકે નહીં જેને બિગિનિંગ છે એ એન્ડ વગર હોઈ શકે નહીં અને બિગિન છે બિગિન અને એન્ડ બે સાથે હોઈ શકે નહીં હોઈ શકે આ સિમ્પલ એર્થમેટિકમાં માણસની એર્થમેટિકમાં કરવાનું બિગિન એ બે સાથે ના હોય સાહેબ હોય એટલે સ્ટેજ પાવર છે જ વચમાં ખ્યાલ એટલે આ અને આના પરથી ભગવાનોએ તીર્થંકર ભગવંતોએ બધા એને કંઈક જાણવું હોય ને આનું એક જ જવાબ આપી દેતા ઉપનેવા એટલે બિગિન થવું અને વેવા ધુવેવા ધુએ એટલે સ્ટે થવું અને વહેવા એટલે વહી જવું આ પ્રજ્ઞાશક્તિને અને અજ્ઞાશક્તિ બે ફોર્સ બંને વચ્ચે આ ઓરિજિનલ છે એ પોતે પોતામાંથી પોતામાં જ રહેશે આ અને અને રહેશે સમજાયું ને હા આ પણ શક્તિ છે અતત્વ પણ એ પણ તત્વ છે ને એલિમેન્ટલ છે આખી અને એલિમેન્ટલ છે તો આજે આ બધું છે બધું એ એલિમેન્ટલ વાત છે પણ એ હાયર અપને જ તમે સમજાવી શકો બીજાનું જે અમુક જો ડેવલપ થયેલું હોય ને એવું થિંકિંગ પાવર્સ બધા પણ હ્યુમન લેવલે આ તો મુશ્કેલ છે લાવવું એટલે એને તમે એક વસ્તુ કહી શકો કે બેલેન્સ્ડ થિંકિંગ પાવર અને બેલેન્સ થિંકિંગ પાવર જેવો હોય એ કેવો હોય હમ બોલો સમ્યક શબ્દ તો કોઈ સમજે નહીં એ તો બહુ શાસ્ત્રો શબ્દ આવ્યો પણ બેલેન્સ્ડ શબ્દ સમજે બધા અને સમ શબ્દ ગુજરાતી દરેક લેંગ્વેજના શબ્દો જુદા જુદા હોય પરંતુ બેલેન્સ્ડ એટલે શું કે નોન પાર્શિયલ થિંકિંગ પાવર કેવું થિંકિંગ પાવર એટલે થિંકિંગ જ નોન પાર્શિયલ થવું જોઈએ એટલે ફિલોસોફર બધા હોય છે ને તે નોન પાર્શિયલ ખરા પણ તે એમને ખબર નથી કે અમે પાર્શિયાલિટીથી દરેક બધાને જોવા કરીએ સમજ્યા છે પાંચ મહાભૂત કોચ બધા દરેક કરે છે આ બધા હવે આખું વિજ્ઞાન કોઈ ક્યાં ખુલ્લું થયું કે માહિર ભગવાન હતા અને એમનું જ બચ્યું એમને શોધતું આવીને એમને આવ્યું તો એમ જાતે ના આવ્યું એની કળા થઈને બધું થયું અને આવી ગયા જોયું તે આવ્યા એમને આત્મા સંબંધી શંકા હતી જ પહેલી એટલે ઓરિજિનલ હું છું જ એટલે એ તરત જ એમને કરી દીધું એ બહુ સમજપૂર્વક આખા ઇન્ડિયાના ટોપ મોસ્ટ હતા એ બ્રાહ્મણ એ કહ્યું એના બીજા બે ભાઈઓ આવ્યા પછી એ બીજા દસ જણાએ પૂછ્યું એક એક એ આવું જ પૂછ્યું એક એક તત્વનું અને દરેક ભગવાન જવાબ આપ્યો એ વેદાંતમાં કહ્યું જ ખોટું નથી પણ આ છે એનું રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ આ છે કે છે શાસ્ત્રો છે જ એના બધા પરંતુ આપણને આપણી વિઝન છે ને જોશો ને તો તમને એ શાસ્ત્રો તો બધું આવે છે તો હવે કંઈક ઓર્ડિનરી પુરુષોથી આવ્યા નથી ને એ તો બધા ખ્યાલ આવે ને એટલે આવું છે સમજ્યું પણ એ કોણ હોય કે પોતે જીવતું શાસ્ત્ર હોય ને એ જ બધું ઉકેલી શકે નહીં તો ના ઉકેલે શાસ્ત્ર એટલે શું કે વિઝડમ વિઝડમ લિવિંગ શીખવાડે છે એવા બધા શાસ્તા પુરુષ શાસ્તા પુરુષ કે છે અને જે બૌદ્ધિક ડેવલપ થયેલી હોય ને જેટલી સમ્યક તરફ ગયેલી હોય એમનાથી પાછા હવે રચાય એટલે શાસ્તા પુરુષોથી રચાયેલા શાસ્ત્રો એમ પણ એ છે બૌદ્ધિક પરંતુ ડેવલપ બૌદ્ધિકવાળા એટલે હોય એમાં પ્રજ્ઞા અને કેવળ જ્ઞાન વસ્તુ જુદી છે પ્રજ્ઞા એ કેવળ જ્ઞાનનો આજે ફાઉન્ટેન હેડ ઓપન થઈ ગયો કે બીજ કેવળ જ્ઞાનનું છે અને ફાઉન્ટેન ઓપન થયું કેવળ જ્ઞાનનું તે આખું જ એ કેવળ જ્ઞાન આખું ડેવલપ થતું અન્ડરસ્ટેન્ડિંગ આસ્પેક્ટમાં આપણામાં ફોર્મેશન એનું તૈયાર થતું જતું જાય છે ફોર્મેશન શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે એ આજે લાઈવ મટીરિયલનું લિવિંગ મટીરિયલનું એ પાછું જ્ઞાન થાય એવા સ્ટેટમાં એ લિવિંગ એન્ટિટી ના આવે એવું ફોર્મેશન થવું તે એ કોઝલ પાર્ટમાં બને કોઝલ પાર્ટમાં ટીલ ટોટલ લિબરેશન આ કોઝલ પાર્ટ રહેવાનો છે પરંતુ એવું થતાં થતાં આ થાય તો એ કે બે લાઈફમાં આવવાનું હોય તો અત્યારે એવું થઈ જાય કે બીજી લાઈફ આવવા માટે એવી જગ્યાએ જઈએ કે ત્યાંથી સીધી આવી જાય એવું કોઈ ફોર્મેશન થાય છે એટલે કહ્યું કે આજ્ઞાધર્મ એ આપણને મહાદિવે મહાવીર ક્ષેત્રનું ફોર્મેશન કરે એટલી ક્ષમતા ધરાવે છે આપણે જવું નહીં પડે એ ફોર્મેશન થયું ને અને ત્યાં એ આખું ત્યાંનું આખું એ બધા જ સ્ટેચરનું બધા એનું એનો ગુણ જ એવો છે અને અહીંયા એ ગુણનું થયું તે જેનું જે ગુણ હોય તે ઓટોમેટિક જાય છે ઓટોમેટિક જાય છે ખ્યાલ આવ્યો ને એ ફોર્મેશન છે એ થયા જ કરે અંદર એટલે કારણ કે વિજ્ઞાનના ફોર્મેશન થાય છે સમજાયું ને એટલે આજ્ઞાધર્મમાં અને એ પ્રમાણેના જીવનમાં જતા જતા આપણાથી અને ના જવાય એવા ભાગમાં પ્રતિક્રમણો કરીને કરેક્ટ કરીને પાછા એમાં આવી જવામાં એમાં આપણે અંદર કારણ કે જ્ઞાનના અંશો ખુલ્લા થતા જાય બધામાં આપણને અનુભવ થાય છે જ અંદર પણ બોલી ના શકાય આપણાથી સમજ આપી શકીએ આપણે એ સમજનો ભાગ આખો દર્શનના ભાગમાં જાય છે એટલે પ્રજ્ઞાનું એ આખું એ શક્તિ છે જ્ઞાન સાથેની કે જોવાની શક્તિ ખુલ્લી થાય છે બીજે જ દિવસે ફાઉન્ડેડ કહું હું મને હું પોતે જીવનારો મને જોઈ શકું છું શું કહ્યું જે બધાને જુએ છે એને હું જોઉં છું એ પહેલું છે બચ્ચાનું બચ્ચું જન્મ્યું એને ખબર એને ખબર નથી કે હું જન્મ્યું છું ડૉક્ટરોએ એટલે તરત જ એને પગથી પગડી કરી અને અડાડાવે છે પછી એટલે જીવ ગયું જોઈ ગયું જાણીએ છે ને આપણું હે બિબ્લિકલ કોડ <laughs> એ આપણી થઈ ગઈ અજન્મા જન્મ પણ કારણ છે ત્યાં સુધી થવાનું પણ એ પછી હાયર બધા હાયર ફોર્મ્સ આવવાના એ મોલિક્યુલરના હ્યુમન બિંગને જ લાગુ પડે છે આ બધા જ સમજ્યું અને આ બધા બીજા ધર્મોમાં મોટા મોટા પુરુષો જન્મ્યા હોય છે એમના પ્રોફેટ્સ મેસેન્જર્સ કે કોઈ પણ એ બધા એવા એવી રીતે જ આવેલા હોય છે એટલે હ્યુમનમાં હ્યુમન વર્લ્ડમાં આવી અને હ્યુમેનિટી હ્યુમન લિવિંગનો જ બધો બોધ આપે છે બીજું કશું નહીં સમજો છો બધામાં બેઝિકલી પરંતુ ટાઈમ્સ એન્ડ ટાઈમ્સના આસ્પેક્ટ બધા ચેન્જ થાય એટલે એડવર્સ ટાઈમ્સ અત્યારે છે એડવર્સ ટાઈમ્સમાં પેલા આવ્યા હોય એટલે ખોટા હોય કોઈ કહી શકે નહીં પરંતુ ખોટા કામને હાર સાચું કામ માનીને એટલે તૈયાર થઈને આવેલા કોઝલમાં તારે જ આવું કરે ને એવું જ કરે ને સદા મુસેમ કઈથી આવે એને કોઈ મોકલ્યો હોય એમ પેલા ઓસામા સાહેબ ને મોકલ્યા હતા કોઈએ હા આ શિવાજીને ઔરંગઝેબ શું કહ્યો હતો માઉન્ટન માઉસ શું કહેતો એ પર્વતો કા ચુહા મિલના બહુ મુશ્કેલ હે અરે એવો જ હતો નાની હતી હાઈટ પણ કોઈ હાથમાં ના આવે સમજ્યા ને ના એટલે કે કલ્પ અને વિકલ્પ એ બે બેઝિક્સ છે આત્માની વિકલ્પ શક્તિ એ જગત છે શું કહ્યું હવે આત્મા એટલે કયો આત્મા એ સમજવું પડશે પાછું એટલે શાસ્ત્રમાં આવું લખ્યું છે પણ હવે જ્યાં ભેદ ના પડે ત્યાં સુધી તમારે સમજ સમજણ નહીં આવે રાઈટ એટલે આત્મા કહ્યું એટલે ઓરિજિનલ આત્માની વાત નથી કરી પણ ઓરિજિનલ આત્મા છે તો આ આત્મા કામ કરે છે એટલે ત્યાં કયો આત્મા તો કે માનેલો માન્યતાવાળો આત્મા એટલે માન્યતાવાળો શું છે એને આપણે વ્યવહાર આત્મા જ કહેવાય પણ એવું ચોખ્ખું મુકાય નહીં એમાં અંદર મુકાય નહીં એવું બધું એટલે ક્રમ માર્ગ છે ને આખો ક્રમ માર્ગ છે એટલે ભાવ અને દ્રવ્ય બેનું વાત છે આ ભાવ ભાવ એ કોઝ છે અને દ્રવ્ય ઇફેક્ટ છે સમજે એટલે આ જૈનોમાં આખું ભાવ વિજ્ઞાન આવી રીતે આવેલું કૃષ્ણ ભગવાનમાં એ જ વાત છે અને સાંખ્ય અને અનુજોત બધું એક જ આવે લગભગ એટલે એવી રીતે ચાલે આવે આખું બધું સમજાયું એટલે પ્રજ્ઞાશક્તિ એ આપણને એક મેડ છે ફેથફુલ મેડ છે કે જે આપણને આપણા સ્વરૂપને ખુલ્લું કરવા માટે ત્યાં સુધી એ કામ કરે છે એટલે એને મોક્ષની દૂતિ કહી શું કહ્યું અને મોક્ષ એટલે છેલ્લામાં છેલ્લી ભૂલ દેખાય દેખાય કે તરત જ પ્રતિકમાઈ જાય આપણાથી અને પાછા આપણે આપણા સ્વરૂપ સ્ટેબલ થઈ જઈએ એ છેલ્લામાં છેલ્લી ભૂલ એ જવી અને કેવળ જ્ઞાન આખું ખુલ્લું થવું બધા અંશો સાથે જ છે સાયમલ્ટેનિયસ થાય છે નહીં સમજાયું ના પ્રજ્ઞાશક્તિ એ શું કે આપણો મૂળ જોવા જાણવાનો સ્વભાવ પણ શક્તિ સ્વરૂપે છે ને પણ કઈ શક્તિ ઓરિજિનલ મૂળ શક્તિ મૂળ એવું પણ થઈ ને એ જોવા જાણવાની એને જોવું નથી જોવા જોવા જવું નથી પડતું પણ સ્વભાવથી એને જોવાય જણાય છે પાછું અને જોયા વગર જણાય નહીં એટલે જોવાનું પહેલું કિરણ ફૂટે છે એટલે કહ્યું કે દ્રષ્ટિ કહીએ એને એટલે દિવ્ય દ્રષ્ટિ એ દિવ્ય દ્રષ્ટિએ વિકાસ થઈ છે આપણે થયા કરે છે આપણામાં અને દિવ્ય દ્રષ્ટિએ કરીને આપણે આ શરીર જોડે આપણો જ વેપાર માળેલો એની જોડે આપણે જીવવાનું અને વહેલો માળેલો બધો વેપાર છે એમાં બધું જાત જાતની વસ્તુઓ મૂકેલી આજનો કોઈ મોલ એ તો કશું ત્યાં ઠેકાણમાં નથી કોઈ ઠેકાણ નથી અને આ લોકો મોલ મોલ કરીને થઈ જાય છે બધા એવું નહીં છે કે નહીં બધો મજા આવે છે કે નહીં એમનો બહુ ભાવ છે ડી એમનો હા દાદા આ મારે છેલ્લામાં છેલ્લું જ્ઞાન જાણી લેવું બસ જોડવું નથી બે જો આપણે આજે આપણા છે થોડા એને ભેગા કરીને કરવું ત્યારે દરેકને જુદું જુદા સ્વરૂપ છે એટલે એનો કંઈ ભેદ નથી હોતો એમાં ભેદ નથી હોતો જ્ઞાનમાં ભેદ કોઈ દિવસ ના હોય એવું છે હા ચાલો પરમાત્મા પાણી આપ થોડું બસ હવે આજે આજનો અધ્યાય અહીંયા પૂરો કરી દઈએ શક્તિ એટલે શું કે પાવર એટલે કે પાવર વગર કોઈ ચાલે જ નહીં કોઈ તંત્ર કશું જ ના ચાલે એના માટે કહે છે આપણે ઇલેક્ટ્રિક પાવરને સમજીએ છીએ સારી એનર્જી કહીએ છીએ વિજ્ઞાનમાં શું છે તે શક્તિ પછી એ અસલ શક્તિ મૂળ શક્તિ જ્ઞાતા દ્રષ્ટાની પોતે સ્વયં સ્વયં જ્ઞાનનો જ્ઞાતા પણ જ્યાં સુધી બીજું મને જ્ઞાતા સ્વરૂપે સમજાય નહીં ત્યાં સુધી મારા જ્ઞાનનો જ્ઞાતા કેવી રીતે થઈશ મારો દર્શનનો દ્રષ્ટા હું કેવી રીતે થઈશ બીજું મારું દર્શન નહીં સમજણ પડે તો ના સમજાયું કે મારાથી આવો એ બ્રિજ જુદો છે એવું મને સમજણ ના પડે ત્યાં સુધી કેવું થઈશ સમજો કે એવું છે સમજો ને આ છેલ્લી વાત ચાલો આજે થોડુંક મંદિરે જઈશું ને આપણે આપણે સેન્ટરમાં જઈશું આજે હમ અમીન સાહેબને આવ્યા છે તેમને ખબર નથી કે આવ્યા છીએ તો તો અચાનક અચાનક કોઈને ખબર નથી આ એટલે અમને તો સહેજા સહેજ વાત કરી અને મેં કોઈ હવાર આવજો આપણે હવા નીકળીશું પછી એકદમ થયું પેલી મિટિંગ પતી ને મારી આ કિરણપુરીની એટલે અંદર થયું પછી બીપ બીપિન ભાઈ જગદીશને કહ્યું ભાઈ અમારે હાથ વાગે નીકળવાનું છે કહું આવે પછી ચાલો બધું પતું કલાક બધી વાતો ચાલી નીકળ્યું ઘરે આવ્યા બાને કહ્યું હતું કે મને આજે હાજે જવા દો ને કારણ કે જનરલી હું શું કરું સાધનામાં નીકળીને નિરાશ થઈ જાય પછી બીજી હવા હરખી આવે અમારી એનો ઉપયોગ હરખો થાય હમ ને પહેલે નીકળે અડધો દિવસ તો આમ જ જતો રહે બધો અને શરીરને મજા ના આવે આ સવારે નહીં અમે આવીએ તો બધું બહુ આખું ધોધ પડી જાય સવારે અમારું રાતે બહુ મશીન ચાલેલું બધું ખૂણું જ્યારે બધા સૂતા હોય ત્યારે મજા આવે શરીર તો એના સ્વભાવથી સુવાનું છે આપણે એને હોવાનું નથી એવું નહીં હે એને ઇનિશિયલશીપ કહીને મારા માટે બસ છે આપણે વેચો એક એક બધું એ લઈ લઉં જો સાયન્સ વિકાસ થયું તો બિયા વગરના જમવું થયું આ વિકાસ એ લોકો ક્રોસ કરે ને બધું મંદિર પર દ્રાક્ષ નો પ્રયોગ ચાલે છે દાદા દસ દિવસ બધા છસો ભેગા થયા છે છસો અમારાથી લેવાય નહીં બહુ હવે અમારાથી નહીં લેવાય આ શરીરનું જરા અમે ઓવર યુઝ કરેલો ને એટલે <laughs> સોગરનો ઓવર યુઝ નહોતો કર્યો જીભનો ઓવર યુઝ કર્યો હતો chủ tướng ચાલો તારે દોસ્તો વાગ્યા મંદિર પર મળીશું મંદિર પર ભૂખ બહુ નથી લાગતી હવે ચોખા જુદા પાડીએ છીએ ભાગ લઈએ તો હજી બાખરી રહી ગઈ એવું એ આમ આયુર્વેદનું છે વિજ્ઞાન એમાં બરાબર બરાબર પણ આપણે ટેવાઈ ગઈ ને દાળ ભાત રોટી શાક એમ આપણે ગુજરાતીઓનું અને બધે થઈ ગયું છે સેવ ઓછો એ પચવા મળશે ચાલો બધા ચાલો હવે ત્યાં મળીશું હવે ત્યાં મળીએ એટલે એને બપોર આરામ કર્યા પછી મળે સમજો ને કે ત્રણ ચાર ચા બાપી ને આવીશું ચાર થી આપણે આગળ રાખીએ ત્યાં બધું કરીશું ત્રણ ના ત્રણ વાગે અહીંયાથી ચા પીને નીકળીશું મંદિરમાં મંદિરમાં થોડા મલે કરે બધા બરોબર અને મંદિરમાં એટલે કે આપણે ઓફિસમાં બેસીશું સાહેબને થોડું મળીને પછી સેન્ટરમાં આવું એ કરીશું એટલે આપણે પછી ટાઈમ તો આપણો જ છે ને તો લોકો નથી કહેતા ટાઈમ મારો છે એવું કોઈ <laughs> નથી તારો વખત નથી કોઈ શું ચાલો મારો શબ્દ તમે કઢાઈ નાખ્યો પછી અમે શું કરીએ ચાલ ચાલ